દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના असीम जय जयकार दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो કરતા રહો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન દાદા ભગવાનના હસીમ જય જયકાર હો દાદા ભગવાનના હસીમ જય જયકાર હો દાદા ભગવાનના હસીમ જય જયકાર હો તારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો ચાલુ રાખો શું વાત ચાલતી હતી ઉતાવળ કરવી એ સિંગલ ગુનો છે મને બહુ ગમ્યું મજા આવી જરા શું છે આવતા લાગે કે શું ખીલ્યા છે તો જબરા ખીલ્યા છે બિહારી બહુ ખીલેલા છે કેવું લાગેલું છે કરવા દો મારે છેલ્લું ના સંભળ્યું ઉતાવળ શું ઉતાવળ ધીરે ચાલવાનું ઉતાવળા ધીરે ચાલો કે ધીરે ધીરે ઉતાવળ કરવાની ધીરે ધીરે ઉતાવળ કરો ધીરે ધીરે ઉતાવળા ધીરે ચાલો બે જ્ઞાનીઓ માટે સત્પુરુષો માટે ગમે તેવી વ્યવહારની વાત આવે ને તો સવડી થાય નિયમથી સરવી થાય શું વ્યવહારમાં જે જેવા જેવા સ્વરૂપે લાગતી હોય એની જગ્યાએ જ્ઞાની પુરુષ કે સત્પુરુષ પાસે હો તમે સૌરું બધું એને પૂછવું જોઈએ કે આ વ્યવહાર તો છે કેમ તમે આ બધું ઊંધું આમ થતું કરશો તો કે આવી રીતે છે ભાઈ શું એટલે ત્યારે જ વ્યવહાર સમજાયો છે નહીં તો વ્યવહાર સમજાયો નથી વ્યવહાર સમજાયો નથી સૌરી સમજણથી આજે આ લૌકિક વ્યવહાર બધો ચાલ્યા કરે છે એ જેવા સ્વરૂપે તેવા સ્વરૂપે પણ એવામાં પણ વ્યવહારમાં દેખીતા સામાજિક કે લૌકિક સ્વરૂપે જો વિરોધાભાસ જેવું લાગે ને ત્યારે કે ફીટ નથી બેસતું પણ એ વ્યવહાર અદભુત વ્યવહાર સ્વરૂપે છે ભલે લૌકિક રહ્યો એને સમજ પ્રાપ્ત થવા માટે સત્પુરુષથી એ જ વ્યવહાર આજે સાધનથી આરાધના કરનારો ક્રિયાથી એમના માટેનો વ્યવહાર જે સત્પુરુષ મારફતે એની સમજણ મળે છે દેખીતા વિરોધાભાસમાં વિરોધાભાસ નથી ત્યારે એ વ્યવહાર બધાની સમજમાં આવે છે આમ તો મિત્રો શું લાગે છે આપને તો એ મોટેથી બોલો જ બરાબર હા બસ એટલે અમે તમારું પ્રમાણ ખોરીએ અને વડીલો જયંતિભાઈ શું કે છે હે વસંતભાઈ સાહેબ શું કે છે સરીબેન તો બોલતા જ નથી હે બંને જગાએ બોલવાનું આપ્યું છે એક એક રાખજો ફેરવજો આ બધું છે જ નહીં બસ ફેરવતા જ જજો હવે આપણે થોડોક સત્સંગ લઈએ કે ઉતાવળ માટે બહુ સત્સંગ સારો ઘણો સારો કહેવાય આ કારણે વિશે બહુ જરૂરનો પુષ્કળ જરૂરનો એટલે શ્રીમદ રાજચંદ્રજીએ આ કારના ત્રણ મોટા દૂષણો દોષો વ્યવહારમાં રોજ બરોજ બધા વ્યવહારોમાં થતા રહેતા જોવા મળ્યા આજે આજના કારના હિસાબે કળિયુગના હિસાબે એમાં આ કામ માન અને ઉતાવળ બીજું વધારે મૂકી આપજો બીજું કામ માન અને ઉતાવળ એ બધામાં સત્સંગ બહુ મજાનો જરૂર પડે એવો છે સુરેશભાઈ અને ગીતાજીમાં આ જ બધા આ મુખ્ય ત્રણ દુષણો છે આ કાળના તેમાંથી નીકળવા માટે કૃષ્ણ ભગવાનની ઉપદેશાયેલી પાંચ હજાર ઉપર વર્ષની ગીતાજીનો ઉપદેશ આ કાળના વિશે દાદા ભગવાને કરીને જે સમજણમાં આવ્યો છે શ્રીમદજીએ આ ત્રણ દોષોથી જે કહ્યો હતો તે અદભુત છે તને ઉપર બહુ સુંદર સત્સંગ નીકળી શકે છે અને ગીતાજીમાં એ વિષાદ યોગ પછી બીજા સાંખ્ય સાંખ્યયોગથી જ એની શરૂઆત થઈ જાય છે બીજો યોગ છે તેનાથી જ એટલે યોગ આવ્યો પછી આખો વ્યવહાર આ શરીરે કરીને શરીરે સાધન છે અને સાધનથી સાધના કરાતું એવું પોતાનું જીવન પોતાનું જીવન એ રીતે જીવી જાય એના માટે ત્રણથી મારીને બધા આગળના અધ્યાયો છે સુરેશભાઈ ત્રણ ચાર ને પાંચ એ કોને એ કોને લગતા અધ્યાયો છે તો કે કર્મ અને કર્મયોગને શું કહ્યું અને કર્મ ફળ યોગ કર્મ કર્મયોગ કર્મ કર્મયોગ અને કર્મફળ યોગ આ ત્રણેય સમજ્યું એમાં કરતા ભાવ ભોગતા ભાવ બંને આવી ગયા ત્રણેયમાં બહુ સારી રીતે વિસ્તારથી વિવેચન ભગવાને કર્યું છે અને અર્જુન શ્લોકે શ્લોકે ભગવાનને પૂછે છે બે શ્લોકને સમજાવ પછી પૂછે ઘણી વખત એક જ શ્લોક પછી પૂછે આમ કેમ તેમ કેમ એમ કરીને બધું બહુ વિશેષથી કલાવ્યું સારું મુખ્ય એ કર્મયોગ શું કહ્યું કર્મયોગ કર્મ કરતા યોગ કર્મ કરતા યોગ અને કર્મ ભોગતા યોગ કર્મ ભોગતા આ ત્રણેય હમણાં બધા સમય ગયા છે બધા પછી બધા બીજા બધા યોગ આવે ભક્તિની ચાલુ થઈ જાય બધા અને આજે આપણે દ્રષ્ટિ પામ્યા પછી સમજવા જેવું છે કે ગીતાજીમાં આગળ જ કહ્યું છે ત્યાં જ આટલા યોગોમાં ભોગતા યોગ સુધીમાં કે જ્ઞાની પુરુષનું પદ કેવું છે અને આવા પરમાત્મા પ્રકાશ પદને પામેલા પરમાત્મા દશાને પામેલા એવા જ્ઞાની પુરુષ એ કેવી રીતે શું હોય એ બધું બહુ પૂછ્યું છે અંદર ઘણી રીતે પૂછ્યું છે બહુ વિગતથી એમનું બધું છે એ તો ફરતી કોઈ વખત લઈશું શું કહ્યું આજે આવશે આવશે જ આવશે જ એટલે આજે આપણે લઈએ એસએમએ પૂછ્યું છે એસએમ પટેલ સંતપુરુષ કઈ ગયા ઊંચો કરો બરોબર બરોબર સત્યાવીસ છ નું હતું એમની પાસે આ કરેલું આ તમારે કાગળમાં તારીખો લખો જે પ્રમાણેનું જ હોય છે એ ક્યાં આગળ રાખ્યું છે ચોપડો છે આખો નહીં એમાંથી જ કાઢો છો એ ચોપડો જોવો પડશે મને બતાવજો કોઈ દાડો જેમ તમે જોયું ચોપડો છે એવા એક ચોપડો છે કેટલા છે કેટલા એક બે ચાર ચાર પાંચ ખરા એ આપતા સૂત્ર બધું જોઈને પહેલેથી બધું આખું પારાયણ કર્યું હતું નહીં ચાલુ જ હોય છે ચાલુ જ છે એકથી ચાલુ કર્યું હતું બધા જે તો રિપીટ થયા જ કરે છે ના પણ એકથી ચાલુ કરીને છેવટ સુધી પહેલી વખતે એક પૂરું કર્યું એ તો ખરું જ એને પારાયણ કહેવાય હા અને પછી તમે આમ ન ત્યારે જુદી રીતે પછી એનું વિશ્લેષણ કરીને કાઢો બધી એવી રીતે કાઢ્યું છે આ જુઓ સરીબેન તમારા સ્કૂલ કરતા સારી મહેનત કરે છે કે નહીં છોકરાઓ કરતા એમને પણ બોલવાનું તમે છોકરાઓ પર મહેનત કરાશે એવી છોકરાઓ પાસેથી મહેનત હવે બંધ થઈ ગઈ દાદા કેમ પરીક્ષા જ નીકળી ગઈ એટલે ભણાવવાનું નહીં ભણાવવાનું પણ પરીક્ષા નહીં લેવાની બધાને આગળ મોકલી દેવાના અચ્છા ભણાવવાના ખરા પણ પરીક્ષા નહીં લેવાની એ સરયુબેન ની વર્ષો સરયુબેન ની વર્ષોની ભાવના પૂરી થઈ <laughs> તમારે તો માથાકૂટ બહુ બચી ગઈ તમારે ધ્યાન આપવું પડે ધ્યાન તો ડબલ આપવું પડે ભણો છો કે નહીં તમે લોકો ધ્યાન ડબલ આપવું તો નમો વિતરાગાય દાદા ભગવાન અસીમ જે જયકારો મ્રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી એ નીચેના દાદા ભગવાનના આપતા સૂત્રો સમજવા માટે એમની વિનંતી છે આપતા સૂત્ર નંબર ત્રણ નવસો ને એકાવન શાસ્ત્રોમાં સાધન જ્ઞાન છે સાધ્ય જ્ઞાન નથી સાધ્ય જ્ઞાન જ્ઞાની પાસે છે સાધ્ય જ્ઞાન કે જે આત્મા છે તે જ્ઞાનીની કૃપાથી પ્રાપ્ત થાય તેમ છે આ વાત છે એટલે કૃષ્ણ ભગવાને કહ્યું કે હું આ બ્રહ્માંડો અને બધા બ્રહ્માંડ ને બ્રહ્માંડો બધા જ મારામાં જ છે અને જે છે બધા મારાથી જ રચિત થયેલા છે આ ચાર વર્ણ છે એ બધા મારાથી રચના થયેલા છે છતાં હું એ કશામાં નથી એટલે હું છું ને ક્યાંય નથી કે છે બધે જ છું અને કંઈ નથી બહુ સરસ વાત છે આ અને કંઈએ નથી એ આપણું સાધ્ય સ્વરૂપ છે એ આપણું આત્મ સ્વરૂપ છે કંઈ ક્યાંય પણ નથી અને છતાં આજે બધે હોવા પણ હોય તો જે ક્યાંય પણ નથી એવા પોતાના આત્મ સ્વરૂપે બરોબર કેન્દ્રિત થઈ જાય કેન્દ્રિત મહેશ શું કહ્યું ના બધે જ હવું છતાં ક્યાંય ના હોઉં હું મારામાં જ હોઉં એક આત્મ સ્વરૂપે કેન્દ્રિત થાય સમજાય એટલે કે એ વ્યવહાર પૂરા પૂરા વ્યવહાર સાથે હોય પોતે જ પોતાના દેહે કરીને પોતાને જ કર્મ કર્મની પ્રકૃતિએ કરીને પોતાના પ્રારબ્ધ યુક્ત એ બધી કર્મની પ્રકૃતિ સાથે હું છું તે બહુ મોટી વાત છે એટલે એ તો જ્ઞાની પુરુષ જ હોય અને આ મેં પાંચ સુધીના અધ્યાય કયામાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે જ્ઞાન જ્ઞાનીના હૃદયમાં છે એનો ઉલ્લેખ છે જ એમાં તો અને એ જ્ઞાનથી જે સાધ્ય સ્વરૂપ છે પરમાત્મા પ્રકાશને પામેલા છે એવા એ તમને તમે એવું પરમાત્મા પ્રકાશ પદ તમને હાથમાં આપી દે અને તમારું સ્વરૂપ જ્ઞાન આત્મજ્ઞાન એ તમારા હથેળીમાં મૂકી દે એટલે તમને જ પોતે કેન્દ્રિત કરીને કેન્દ્ર સાથે તમારા બધા વ્યવહારને કેન્દ્રે કરીને કેન્દ્રને અને વ્યવહાર કરીને વ્યવહારને સ્પષ્ટપણે નોખાપણે વૈજ્ઞાનિક રીતે સંપૂર્ણ રીતે એ સમજાવી દે સમજાયું એટલે જ્ઞાની પુરુષ અને કેવી રીતે બને તો કે એ દેહ તે હું અને દેહ તે મારો હું ને મારું એવું દેહને સાથે કરીને દેહ ભાનથી ભેગું થઈ ગયેલું હતું એ જ્ઞાની પુરુષ જ એ છૂટું પાડી શકે પરંતુ જે ભેગા સ્વરૂપે રહ્યા કરતું હતું અનંત અવતારોથી એ ભેગા સ્વરૂપ રહેનાર રાખનારો ભાગ વચ્ચેનો એ કર્મનો ભાગ છે આખો કેવો કર્મ કર્મનો એટલે કયો કર્મનો કરતા કર્મનો કેવો કરતા કર્મનો ભાગ છે આખો એટલે કર્મ અને કરતા કર્મ બે ભેરું છે આમાં બે ભર્યું છે સાધનથી સાધ્ય સાધવા માટેના બધા એવું હતું આપણે કંઈ સાધન સુખ સાધ્ય સુખ કશું જાણતા નતા આપણે તો ચા ચટણી ભજીયા ને એના માટે બધા હતા એટલે પરંતુ દિલમાં ભાવ આ હતો દિલમાં હતું આ નહીં તો આવું સરળ રીતે આપણને આ અઘરામ અઘરી ગુહ્ય ગુમ્ય આપણે જ્ઞાન પ્રાપ્ત ના થઈ શકે ક્યારે પણ અંતે જે કાળમાં ના થઈ શકે બધા જ આજે શાસ્ત્રોના પ્રમાણ છે એવા વખતમાં કોઈ લાખ માને કે હું તો આને બરોબર હતું મને આવું હતું તેવું હતું આ તો હતું જ મને આમને એ બધું પછી એનું દાપણ નીકળે તો કયું ડોલવાઈ ગયેલું એટલે આગળ ડોલવાઈ ગયેલું અત્યારે નીકળતું જાય પણ જેમ સમજાય તેમ એ બધો ભાગ નીકળતો જાય સમજાય છે એટલે આ સૂત્ર બહુ મજાનું છે જ્ઞાન જ્ઞાની પાસેથી જ કળો અને જ્ઞાની જ્ઞાની પુરુષ એમનાથી પ્રાપ્ત આપણું સ્વરૂપ જ્ઞાન આપતું જ્ઞાન કેવી રીતે મળે કે કર્મો અને એના નેગેટિવિટીઝ કે ભાગો કે હું જ્યાં નથી ત્યાં હું છું માનનારો એ એનો નકારાત્મક ભાગ આખો બધો નીકળી જાય અને પાપો અને એને કર્મો કયા કર્મ અને કરતા કર્મ શું કહ્યું કરતા કર્મ બે સ્પષ્ટ નોખા છે કર્મ પ્રકૃતિ ને પ્રારબ્ધ યોગને લાગુ પડે છે અને કરતા કર્મ એને પોતાને લાગુ પડે છે શું કહ્યું અને એટલા માટે જ એ કરતા કર્મને કારણે એને પછી ભોગતા કર્મ સ્વરૂપે પોતે જ પાછો એમાં ફસાઈ પડેલો એમ કરવું જ પડે છે પરંતુ ભોગતાપદ કરતાપદ ને ભોગતાપદથી બેથી મુક્ત થાય અને દિવ્ય કર્મયોગ એને પ્રાપ્ત થાય પરમાત્મા પ્રકાશ સ્વરૂપ સાથેનો સમજાયું ત્યારે જ એ બે નોખું પડે અને અનાત્મ ભાગ અને આત્મભાગ બેથી થઈ નોખું પડી અને નોખા સ્વરૂપે પોતે જ પોતાની આખા વ્યવહારની હાજરીમાં કર્મ અને કર્મકૃત્ય બંનેની હાજરીમાં અને કર્મ ભોગતા યોગના હાજરીમાં કરતા યોગ ભોગતા યોગ કર્મયોગ આ બધું જ એમાં સાથે છૂટા પાડી દે એ આખું સમર્પણ થઈ ગયેલું ને સમર્પણ થયા પછી છૂટું પાડી આપે એ છૂટું વ્યવસ્થિત વૈજ્ઞાનિક દ્રષ્ટિ પાડી આપે અને છતાં એ છૂટું પાડનાર ના હોય તેમની હાજરી જ ના હોય ત્યારે તો કે હું જે હું સ્વરૂપે કૃષ્ણ ભગવાને અર્જુનને સમજાવ્યું છે તે આપણું અસલ હું પણ આપણું પોતાનું એ અસલ હું પણ આપણને ફીલ કરી દે બરોબર હમ એમાં કોઈ જગાએ ગમે તેવો વ્યવહાર આવે તો એને ચસકવા ના દે આપણે હું પણ આને તું તરુબેન કહે છે સાચું કે છે ને તરુ હા પ્રસન્નભાઈ સાંભળજો તરુબેનનું સાંભળો છો બહુ સરસ સૂત્ર છે દાદા ભગવાનનું એક આપતા સૂત્ર છે એમ સૂત્ર ના બીજું એક છે શું બોલો બહુ સરસ છે બોલો જી કે જગતનું રહસ્ય શું છે ધીમે ધીમે બોલો જગતનું રહસ્ય શું છે ચેતન બોલતું નથી સાંભળતું નથી કંઈ કરતું નથી આ તો લોકો બોલે છે સાંભળે છે કરે છે એને ચેતન સમજી એમાં ચેતન ખોડે છે એને ચેતન સમજી એમાં ચેતન ખોડે છે લો મન બુદ્ધિ ચેત અહંકાર એ નિશ્ચેતન ચેતન છે વાત સાચી છે પણ આ તો ગીતાજીમાં પેલા ના કહેવાય ને તે વખતે દાદા ભગવાન ફોડ પાડ્યો ને દાદા ભગવાન તો એ તો કૃષ્ણ ભગવાન જાતે આવીને ફોડ પાડે તો જ પડે ને હા એ તો છે પણ કૃષ્ણ ભગવાન કેવા <laughs> કેવા કે કૃષ્ણ ભગવાનના માસ્ટર એટલે કે કૃષ્ણ ભગવાનના શિષ્ય ભાવે રહેલા એવા કૃષ્ણ ભગવાનના ઉપરી તો ઉપરી શબ્દ વપરાય નહીં વ્યવહારથી આપણે વ્યવહારથી ઉપરી શબ્દ વપરાય નહીં આપણાથી કારણ કે એ કૃષ્ણ ભગવાનના ઉપરી કઈ રીતે કહ્યું કે વિતરાગ દશાએ કરીને કહ્યું છે વિતરાગ દશાએ કારણ કે કૃષ્ણ ભગવાન સાથે એમને ઉપમા આપવામાં આવી તો કે આ કારણે વિશે એમને ભાગા ખટપટાઈ આ નાની નાની વાતો ભરાઈ પડેલા છોટ નાની નાની વાતોમાં આટલું મોટું ખજાનો અંદર ખુલ્લો થયો છે એવામાં ખુલ્લા એમને એમના નિમિત્તે થવા માટે આ કાળમાં ખટપટ ખટપટ એટલે પોતે એને એક બે ચાર પાંચ સીધી સવાલો આમ તેમ પૂછી અને એવી ખટપટ કરે એને કે એ જ્યાં હોય એને ખસેડી નાખે કે દાદાને જ્યાં એને ફિટ કરવું ત્યાં ફિટ થઈ જાય પાછું એવી ખટપટ કરે શું કરે તારે હમ પાછા કહે છે શું કે દાદા એટલે જ્ઞાની બન્યા ને એને સમજવા માટે બેસી રહેવું પડે સમજવું પડે આમ ના ચાલે બારમું ધોરણ દસમા ધોરણ પાસ થવું સહેલું છે કેટલા વર્ષો કરવા પડે છે તારે તો સરીબેન કે બહુ સહેલું છે સહેલું છે હે તમારે બોલવાનું રાખવાનું જ તમારી જોડે આ તમારી પરીક્ષા લેવાશે આજે ક્લાસ શું કેમ ભર્યો કે મોટી બેન નંબર આવ્યા છો છેલ્લું હવે દસમામાં બારમામાંથી બી એક પરીક્ષા જતી રહેવાની છે એક જ રહેવાની છે એટલે હવે વધારે સહેલું થઈ જશે એટલે તમે કશો બરોબર છે પછી આગળ કહ્યું છે પાછું એમાં કે આ શાસ્ત્રો વાંચે છે તે નિશ્ચેતન ચેતન વાંચે છે ચેતનથી તો આખું જગત ગુપ્ત જ રહ્યું છે બધી વાત સાચી કહેશે પરંતુ આ દાદા ભગવાન આપતા સૂત્રો છે ને એને કોન્ટેક્ટની સાથે હોય છે આગળ પાછળ ટૂંકા પર સંબંધ સાથે એટલું ખ્યાલ રાખજો કારણ કે ભૂલે ચૂકે પણ આ વ્યવહારમાં આપણે કોઈને કહેવાયું બોલાયું ત્યારે એ ત્યાં ફીટ નહીં થાય ના બહાર કહેવાનું આ સમજવા માટે ના એટલે વાત કહું છું તમને નહીં ઘણી વખત થઈ શકે છે બની શકે છે એટલે બહુ ચેતીન રહેવું હંમેશા સમજાયું એટલે આવી બધી વાતો આગળ પાછળના અનુસંધાનમાં એને હોવી જ ઘટે ખ્યાલ આવ્યો તમને દાદા ભગવાનના એક પણ આપતા સૂત્ર એકાંતિક છે જ નહીં એક પણ આપતા સૂત્ર એકાંતિક નથી એટલે એમને એક સૂત્ર લખ્યું છે પરંતુ આ તો મહાત્માઓને ફાયદો થાય એટલા માટે એમને ચૂંટી ચૂંટીને કાઢ્યા છે અને બીજું કે જે વિચારક છે કેવો વિચારક વિચારક વર્ગ વિચારક વર્ગ કોને કહેવાય કે એ ગમે તે પ્રકૃતિ હોય સાત્વિક હોય રાજસી હોય કે તામસી હોય પરંતુ ક્ષણે ક્ષણે ક્ષણે ક્ષણે વિચાર કરનારો હોય એવો સમજાયું રાવણ આજે આખું બધું ભારતે બધા કહે કે તામસી પ્રકૃતિ ના એ તામસી સાત્વિક હતો શું કહ્યું તામસિક સાત્વિક હતો અને રાજસી ગુણ કોને કહેવાય છે કે પોતે હું મારા પણ સાથે આવ્યા તે ભવ પૂરતું જીવવાનું એને પણ મારણ કે છે એ ભરણ પોષણ એનાથી હોય છે ને એ બધો રાજસી પ્રકૃતિનો ભાગ છે આખો એ તો દરેકને હોય જોડે જોડે હોય એ ના હોય બને જ નહીં પરંતુ પ્રકૃતિનો મુખ્ય કેવો એનો વર્તારો અંદર છે તે ખ્યાલ આવ્યો ને તામસી ભાવે એ સાત્વિકતાને ભજતો હતો રાવણ તામસી ભાવે સાત્વિકતાને ભજતો હતો એને જોઈતું હતું કે માનવ અને મનુષ્ય સ્વરૂપનો મનુષ્ય સમાજ કેવો હોવો જોઈએ નબળો ટુકડો ના હોવો જોઈએ આવી રીતે સમજાયું નબળું વૃદ્ધ બધા સરખા છે તમે એકબીજાને સર આ નીચો છું તો ઊંચો છું કયા કરો છો એટલે એની ઈચ્છા નથી કે આ ઊંચા નીચું જોવાય એવું બધું એના કારણે એટલા માટે જે ઊંચા હોય એમને પેલા નીચા પાડતા હતા નીચા ગણાવતા હતા નીચા કરી લેતા હતા એમને માટે એમને કહ્યું કે તમે ઉપચા છો નીચે આવો અને પેલા નીચે પડી ગયેલા બધા બચારા થઈ ગયેલા એમને ઉપર લાવે એને વિપરાગતાની ભજના હતી રાવણને વિતરાગતાની ભજના હતી કારણ કે બહુ શક્તિશાળી જીવ હતા બહુ શક્તિશાળી એટલે એવી રીતે છે આપ સમજ્યા ને એટલે કોઈ પણ ગમે ત્યાંથી તમે આપતા સૂત્રો હોય દાદાની આત્મવાણી હોય કે ઘણી વખત નટુ કાકાની પેલી સ્વરૂપ જ્ઞાન શ્રેણી કે છે ને એમાંથી ઘણાને બધું તારવણી કરતા એમાં એકાંતિક ના થાય કોઈ પણ પ્રકારે એ જોજો ખાસ કરીને જ્યારે પણ પ્રશ્ન પૂછવો હોય ત્યારે આગળ પાછળનો લઈ આવજો ત્યારે બધો આખો સંદર્ભ નીકળી જશે તમારે હવે સમજાયું હા બધાને બધા મહાત્માઓએ ખાસ સમજવા જેવી વાત છે આ તો આપણે એમને છૂટીને કાઢ્યું છે શું કહ્યું અમે આ દીપકાનંદને કહીએ કે આ સત્સંગની જે આખો સભા ભરાય છે ને આપણો સત્સંગ નીકળ્યા કરે છે એ એમની પાસે હોય પરંતુ એ કાઢે આજે સૂત્ર સ્વરૂપે અમુક ત્યારે એ એવું હોવું જોઈએ કે એક બધાને એક સરખું કામ લાગે એમાં હોઈ શકે છે કે અમુક મહાત્માઓને બહુ સારી રીતે સમજ ફિટ થવા માટે કામ લાગે બીજાને સામાન્ય ભાવ હોય એવું બધું જ હોય એમાં પણ એક એવું નીકળે અને એકાંતિક કોઈ વાંચે જુએ તો એકદમ એને નહીં થાય હવે સમજાય છે બહુ એટલે કોણ બોલો બોલો આ એમને એક સૂત્રમાં લખ્યું છે આગળ દાદાએ અમોને શું કહ્યું આ એક સૂત્રમાં એમને કહ્યું છે કે અમે એકે વાક્ય નિશ્ચયથી નથી બોલ્યા વ્યવહારથી જ બોલ્યા છે પણ આ વાત છે ને જો અંદર તમને હૃદયમાં ફિટ થઈ ગઈ તો તો પછી આપણી વાણી એ નહીં નીકળે અને ત્યાર પછી જે નીકળશે ને ત્યારે અદભુત એ શાદવાદ સ્વરૂપે બધું દાદાનું જ રજૂ થશે દાદાનું જ શાદવાદ વાણી હોય હંમેશા એટલે કહ્યું કે વ્યવહારથી નીકળી છે એ નિશ્ચયથી નથી એ શાદવાદ શબ્દ નિશ્ચયાત્મક સ્વરૂપનો નિશ્ચયનો વ્યવહાર છે સમજાયું એટલે નિશ્ચય પક્ષી કયો નિશ્ચય પક્ષી વ્યવહાર કહેવાય એને સમજાયું નિશ્ચય સાથેનો એ શાદવાદ કહેવાય શાદવાદ સાથે કહ્યું કે અરસપરસતા એકબીજાએ જેને એ અંદર પરિણમી ગયું છે એના માટે એકબીજાને માટે આદાન પ્રદાનમાં લાભ થવા માટે એ વાણી દ્વારા નીકળે એટલા માટે એને સ્યાદવાદ કહ્યું સ્યાદવાદમાં પ્રમાણો આપ્યા છે મુખ્ય સાત પ્રમાણો આપ્યા છે એનાથી બધું આખું સમજાઈ જાય સ્યાદવાદ એમાં શરૂઆત ક્યાંથી થાય સ્યાદ અસ્થિ પછી બીજું શું થાય સ્યાદ નાસ્તી બીજું શું તો કે સ્યાદ અસ્થિ નાસ્તી ચોથું શું તો કે સ્યાદ નાસ્તી અસ્થિ આ સાત પ્રકાર છે બધી રીતે છે સમજાયું એટલે વ્યવહારથી આ સરસ્વતી બહાર નીકળવા માટે બધાની સમજણને માટે એમાં બધો જ આખો પ્રકૃતિનો ભાગ આખો આવી ગયો વ્યવહારનો ભાગ એ સાત પ્રકારે સમજાય છે એવું છે એટલે જેવો સંજોગ એ પ્રમાણે નીકળી જાય તો એમાં પરિપૂર્ણતા હોય પરંતુ વ્યવહારથી જ હોય નિશ્ચય શબ્દમાં આવી શકે જ નહીં એટલા માટે વ્યવહારથી છે પૂરો કહેવાય એ તો કાયમનું સત્ય છે ત્રિકાળ સત્ય નિશ્ચય શબ્દાતીત છે અને આખો વ્યવહાર શબ્દને ઉપર છે શબ્દને આધીન કયો શબ્દ તો કે માલિકી વગરનો કયો તે મુખ્ય છે વાત અને એમાં સમજ એ જ લઈ લેવાની બેઝિક સ્વાર્થસૂત્રનો બે હજાર આઠસો ને છેતાળીસ શાસ્ત્રનો આત્મા નહીં ચાલે યથાર્થ આત્મા જોઈશે જે અગમ્ય છે શાસ્ત્રમાં ઉતરી શકે તેમ નથી જે અવર્ણનીય છે અવ્યક્તવ્ય છે જ્યાં શબ્દ પહોંચી શકે નહીં જ્યાં દ્રષ્ટિ પહોંચી શકે નહીં ત્યાં આત્મા છે એ આત્મા નિર્લેખ ભાવે રહેલો છે નિર્લેખ ભાવે રહેલો છે અસંગ ભાવે રહેલો છે એટલે આ ત્રીજા ચોથા પાંચમા અધ્યાયમાં કહ્યું તમને બીજા બે થી પાંચમાં એમાં પણ આ વાત કૃષ્ણ ભગવાને અર્જુનને પછી પૂછવા જતા એનું જે વિગત સમજમાં વધતી જતી જાય સમજવાનું તેમ તેમ એ પૂછી પૂછીને આગળ કરાવે અને એમાં છેલ્લે આ બધું જ આપ્યું છે નિર્લેપને બધું ખ્યાલ આવ્યો એ બધા શું સાંખ્યથી કર્મના ત્રણ યોગો છે તે પાંચમો છે એને કર્મ સંન્યાસ યોગ કયો એટલે કે કરતા ભાવ ભૂખતા ભૂખથી મુક્ત થયેલો કયો અને એ છે જ ગીતામાં એ પ્રમાણે બહુ ગીતાનું પ્રમાણ તો આપણને અત્યારના અક્રમ વિજ્ઞાનમાં જે મળ્યું છે એનું જોશો તો આપણે બધાને દ્રષ્ટિ છે એના માટે આપણા પ્રમાણથી દરેકને ખેલેવું છે બહુ સુંદર એવું છે ખ્યાલ આવ્યો બહુ સુંદર રીતે અને એના જ ગીતાનો શ્લોકને લઈ અને તમે અક્રમ વિજ્ઞાની ધારમાં એને ધારી શકો છો ખ્યાલ આવે છે ભાઈ ખ્યાલ આવે છે બોલો ને હા પણ ધાતુ હોય પણ જે પીગળીને એને ધારી શકાયું હોય તો કેવું ધારે કેવા કેવા આકાર લે છે જ ને એવું આકારને વિશે એ પાંચ હજાર વર્ષ પહેલો ઉપયોગ આ કાળમાં સામાન્ય જનની સમજ માટે બહુ સુંદર રીતે નીકળી શકે એવો છે પણ એના માટે સ્થિર થઈને બેસીને પદ્ધસર લેવું જોઈએ પદ્ધસર લેવું જોઈએ કેમ કે આજના ચાલતા ઉડતા ને કંથી વાંચી રહી કે એવું ના ચાલતું વ્યવસ્થિત હોવું જોઈએ કોઈ પણ વસ્તુ કોઈ પણ કામ શ્રીમદજી અને દાદાજીએ પણ આ વાત બહુ સ્પષ્ટ કરી છે કે વિધિપૂર્વક કરેલું કોઈ પણ વ્યવહારનું કામ એ સફળ જ થાય છે સફળ એટલે કઈ રીતે કે એ સમાધાનકારી સંતોષકારક થાય સમાધાનકારી અને સંતોષથી સંતોષપૂર્વકનું થાય કામ કોઈ પણ કામ હોય વિધિપૂર્વક કહ્યું એ વિધિ શબ્દ બહુ મોટો છે વિધિપૂર્વક એટલે આમ ગપસપ એ બધું નહીં એટલે હવે આપણને અંદરથી સમજ ખીલશે ને એમાં લિંકો લિંક બંધ હોય બધી આખી એટલે આ બધું એટલે સમજ વિધિપૂર્વક કોઈ પણ શાસ્ત્ર એટલા માટે દાદાએ કહ્યું કે આપતાવાળી લો તમે એક નંબરથી જે હોય આપણી પાસે હોય તે તમે દાદાની વાણી શરૂ થાય ત્યાંથી માંડીને એનું છેડો છેલ્લે આવે છેલ્લું ચેપ્ટર ત્યાં સુધી પારાયણ કરી જાઓ પારાયણ કરી જાઓ કોઈને આગળનું ઉપગત આ બધું જોવું હોય ખરું કારણ કે બહુ વાંચવાનું આપણે બહુ હોય ને ત્યારે બધું જોઈએ પણ મુખ્ય વસ્તુ જેના પર છે તેના પર રહો નહીં સમજાયું બોલો ને અને પારાયણ કરી દેવાનું કહ્યું અને પછી જ્યારે પણ તમારે ઉપયોગમાં લેવું હોય ત્યારે પાંચ વખત નમસ્કાર કરીને એને લો જ્ઞાનીની વાણી અનુભવ વાણી હોય તો બહુ એના પરમ વિનય સ્વરૂપે અમારામાં પરિણામ પામે એવું પ્રાર્થના કરી લેવાની ખ્યાલ આવ્યો અને વ્યવહારમાં હોય તો જેવું જેવું જે કંઈ હોય તે ઉપાચાર કહેવાય સમજાયું દાદાએ તો કેટલા બધું એક્સ્ટ્રીમ વાત કરી છે પણ એક્સ્ટ્રીમ વાત જો છૂટી લઈએ તો બહુ ખોટું કહેવાશે દાદા ભગવાન કહે છે બારવટિયાનું ચોપડી હોય ને તો લેવી પણ આ પાંચ વખત કરવું બરાબર બારવટીઓ પણ બધું નીકળી જવા માટે શું કહ્યું પણ નીકળી જવા માટે એટલે આ વિનયને વિવેક કે છે વિવેક અને સદ વિવેક કેવો બધો વિવેક સમજ્યું પરંતુ કોઈ આવું જોવે ના અરે આવા થઈને સત્પુરુષના આવી ચોપડી વાંચે છે ને આમ છે ને તેમ છે કે ને સત્પુરુષ યથાર્થ હોવા જોઈશે સત્પુરુષ યથાર્થ આપણે બધા સત પ્રાપ્ત થયેલું છે સત્પુરુષ બહુ સમજવા જેવું સત્પુરુષનો યોગ તો બહુ મોટો ગીતામાં કહ્યો ઘણો મોટો એમને જ્ઞાનીને સમક્ષ સમકક્ષ ગણ્યા છે સમકક્ષ કઈ રીતે કે સત્પુરુષ એ જ્ઞાની જ છે અને જ્ઞાની એ જ્ઞાની જ છે એ કહેવાનું એ તો જુદી રીતે છે એટલે સત્પુરુષ એ જ્ઞાની છે અને જ્ઞાની એ જ્ઞાની જ છે આ બે આટલો ફરક છે જ્ઞાની પણ એ હોવું અને જ્ઞાની જ પણ હોવું એ બહુ સમજવા જેવું છે બંનેમાં પહેલામાં વ્યવહારમાં નિશ્ચય સ્વરૂપ હતો એમાંથી એ નીકળતો જતા જતા વ્યવહાર નિવર સ્વરૂપે વ્યવહાર સ્વરૂપે છૂટો પડતો જાય અને એ ખાલી થતો જતો જાય ગલન થતો જતો જાય અને નિશ્ચય નિશ્ચય સ્વરૂપે સ્ટેબલ થતો જતો જાય સ્થિર થતો જતો જાય ખ્યાલ આવ્યો એવી રીતે છે ત્યાં આગળ એટલે પ્રોસેસમાં છે અને જ્ઞાની જે એ પરિપૂર્ણતા પ્રોસેસ થઈને અમને આજે બધી જ રીતે આ શરીરના વ્યવહારોથી દરેકના જેવા વ્યવહારો છે પ્રકારના વ્યવહારો હોય એમના છતાં એ વ્યવહારોમાં ક્યાંય ના હોય ક્યાંય ના હોય અને બધા જ આજ જુએ કરે છે એને ખબર પડે હું આપણા જેવું જ બધું વ્યવહાર્યું એમને બધું એ પોતાને આપણા જેવું લાગે અને છતાંય એમને તો બધા જ આપણા જેવા નહીં એ પોતામાં જ બધામાં જ પોતે હોય શું કહ્યું હા એ અનુભવ પ્રમાણથી સ્વાર્થી હોય છે સમજ્યું અમે ઘણી વખત પરદેશમાં રહીએ તો બે છે કોઈ બીજા ના ભારતમાં સમજીએ પણ ત્યાં પણ એમની ભાષામાં સમજી જાય તરત સમજ્યું એટલે હું ગમે તેને મળું કહ્યું એટલે તું ઓળખે જ નહીં મને તો હું તને કેવી રીતે ઓળખું છું તો પછી મને ઓળખો છો હા કેવી રીતે કે તું હું તું નથી આવું કહું એટલે પછી જરા ઝડપથી ભૂલી જાય ને ગંજવાય માથું ગંજવાય જરા યુ મી કેવી રીતે મી યુ કેવી રીતે આ ગોઠવણી છે કઈ એટલે સ્વાદ છે અનુભવ છે હા વાત છે કૃષ્ણ વગર આખી ગીતામાં આ જ કર્યું છે કૃષ્ણ સમજાયું અર્જુને સમજાયું છે જબરજસ્ત એટલે કે શાસ્ત્રનો આત્મા નહીં ચાલે એ એના માટે કે પરમાર્થ અને યથાર્થ અધ્યાત્મ માટે યથાર્થ અધ્યાત્મ જીવન માટે એના માટે એ વાત છે અને એ સિવાય સંસારના પરિભ્રમણ વાળા કાળમાં એને સંસ્થાની પરિભ્રમણતામાંથી કેવી રીતે છટકવું એના માટેનો માર્ગ આખો એ ક્રમિક માર્ગ પણ આ કારણે આ કારણે વિશે લાખ રીતે એ મનને બુદ્ધિને એક કરવા જાય તો થઈ શકે એવો નથી બેનો જુદા જુદા જ છે મન વચનને કાંઈ એક નથી તો ઉકેલું ક્યાંથી થવાનું હતું સમજાયું જ્યારે સાત્વિક પ્રકૃતિ હોય અને મુમુક્ષુ હોય અને મુમુક્ષુતાએ કરીને શું કહ્યું હા મન અને બુદ્ધિ એ એક થઈ ગયેલા હોય આજે આપણે બધા સમજી શકીએ મહાત્માઓ કે આ મન અને બુદ્ધિ બે એક અંદર જે છે ને છૂટાપણું એને કારણે છે જ નહીં મને મન બુદ્ધિ એક હોય એટલે એને શું કહેવાય કે બુદ્ધિ મનને અનુસરે શું કહ્યું સલાહકારમાં કેવી રીતે અનુસરે કહો કારણ કે બહારનું ભોગવું તો વિપરીત વિપરીત બુદ્ધિ સાથે આવેલું છે હવે સમજાય છે અને અંદર એનો સાધના અને પુરુષાર્થ જે કે છે એ બહાર પણ ચાલે છે વ્યવહારમાં ભલે એને ભ્રાંત શબ્દ મુકાયો પરંતુ એનો પુરુષાર્થ તો છે એટલે પુરુષાર્થ તરીકે કહેવું જ પડે એને પુરુષાર્થ સાથી છે તો કે પ્રારબ્ધ સ્વીકારે છે એટલે પણ પ્રારંભવાદી એકલા એકાંતિક પડી જાય અને પુરુષાર્થવાદી એકાંતિક પડે તો આ બધું થયા જ કરે જાતે શાસ્ત્રનું જાત જાતનું બધું નીકળ્યા કરે એ જૈન દર્શન હોય કે વેદાંત દર્શન હોય બંનેમાંથી કરવાનું આ વેદાંત દર્શનમાં આ બધા યોગો છે એને છ દર્શનો કયા છે એમાં પાછા એ બધી પ્રકારો છે વ્યવહારે કરીને બધા બધા વ્યવહારે કરીને પ્રકારો છે એસ એમ સમજાયું ને એસ એમ આગળ જઈએ આપ કોણ છે હે અહીંયા આવી જવું પડે બેન તારે જલ્દી આવતી રહે થોડું આગળ બેસી બોલીને પછી જગા પર જતા રહેવાનું ના એવી તો ના ચાલે તો ઉભા રહીને બોલો ત્યાં આગળ જોરથી ના મન સંભળાતું નથી દાદાજી ને પારાયણ એ શું તે નહીં સમજાવ્યું ને ફરી પાછો ઉપયોગમાં લઈએ તો પેલું પાંચ વખત નમસ્કાર કરીને એ નહીં સમજાય કારણ એટલે કે હવે તો આ નમ્રતા છે ને નમ્રતા એને હવાથી ઉઠે ત્યાં હજે હોઈ જાય ત્યાં સુધીને એનું પારાયણ કરવા માટે આપણે ગોઠવણી કરવાની ઉપયોગની સમજાયું અને હજે હોઈ જાય તો હવા જાગવા માટે એને પારાયણ કરવાનું પછી એને ગોઠવી દેવાનું એને કે ઊંઘી ગયેલી એ જાગે અને તું ઊંઘું નહીં ને જાગવું નહીં પણ આ પારાયણ આપણી હાથે થતું નથી આજ્ઞાધર્મમાં મૂકેલું જ છે એટલા માટે આપણે પેલી ટેવ પડેલી ના વાંચ્યું તે બાજુ આત્મા ના આવી પણ કહ્યું કે આ કાળમાં બીજું કંઈ પકડવા જેવું નથી આત્મા સિવાય આત્મવાણી આત્મસૂત્ર સમજાયું અને એટલે કે અનુભવ વાણી અને જો બીજું વ્યવહારથી તમે જોવું જ હોય તો શ્રીમદજીનું પુસ્તક જે મુખ્ય પુસ્તક છે તે જ મુખ્ય પુસ્તક સમજાયું અને એનાથી વધારે જરા કીર્તન ભક્તિ આ તે એવું બધું ગમતું હોય તો નિત્ય ક્રમ પાઠ આપ્યો છે એક પુસ્તક છે બીજું એટલામાં બધું જ છે બધા દાદાએ શરૂઆતમાં પુષ્કર કરાવતા એને બહુ પ્રેક્ટિસ કરાવી હતી રોજ અમે બરડા પડાવતા હતા મામાની રોજ એને થોડા હતા તાની વાત છે આ પુષ્કર એક બે ત્રણ પદો તેમાં હતા દાદાનો વાત્સલ્ય ભાવ ને વાત્સલ્ય અંગ માટે જગમાં જનની તે જોડ જડે નહીં રેલો એવું છે ને કઈ જગમાં જનની જોડ સખી નહીં જડે રેલો જનની જોડ સખી નહીં જડે રેલો મીઠા મધુર એના વેણ જો جننی جوڑ سخو جن جڑ تو دادا بہ بولا تھا پشکر بولا تھا اچھا شاستر میں اپنے کئی واصلیہات پچھلی وات بڑا سمجھا جر وات નિર્મમત આખો સ્નેહ પ્રેમ ભાગ છે આખો ચોખ્ખો છે પ્યોર છે સ્નેહ પણ ના કહેવાય એને પણ આકાર છે એટલે પૂરેપૂરું ત્રણસો સાહીઠ ડિગ્રી વ્યવહાર ચોખ્ખો નથી થતો એટલા માટે કહ્યું સ્નેહ સમજાયું બાકી બહુ અદભુત પ્રેમ છે પ્રેમ સ્વરૂપ એ બે ત્રણ પદો બહુ કરાર હતા છેલ્લું સૂત્ર છે બે ને બાસઠ કોઈ પૂછવું છે કોઈને તને સમજણ પડી ગઈ એટલે પછી વાંચવાની ભાગમાં કહ્યું ને એટલે જે કંઈ તમે લો એને સરખી રીતે તમારે સમજવા માટે પારાયણ કરી લેવું એટલે કોઈ જગ્યા ચીચકવાનું નહીં આ શરૂઆત કરી ત્યાંથી તે છેદ સુધી એક બેઠકે ના થાય જાડુ હોય બહુ તો જ્યાં હોય ત્યાં નિશાની કરો પછી આગળ ચાલો એ પારાયણ અને પાંચ વખત તેમ નમસ્કાર કરી અને પારાયણ કે છે એટલે આપણો અડુક્યો દડુક્યો સ્વભાવ છે ને એ બધો સખડો થતો જાય શું કહ્યું આ પ્રકૃતિનો સ્વભાવ આ પ્રકૃતિનો હા પ્રકૃતિનો ખરો ને એ આકારનો ખરો ને બધો એવો એટલે બધું સરખું થતું જતું જાય અને પછી તમારે એને સમજવા માટે પછી લેવા તો એવી રીતે લઈ શકો છો તમે તમને જ્ઞાન વિજ્ઞાન યોગ ગમતો હોય તો એને વધારે લો શું પુરુષોત્તમ યોગ્ય તો આ લો જે બધા એ છે એમાં એનું પણ શ્રીમદનું પુસ્તક છે એવો પછી કેવી રીતે કરી શકો તો આટલું જાડું છે એ પારાયણ કરવું છે એનું સમજાયું એને પારાયણ કહેવાય છે એટલે લાભ બહુ મળે તમને વ્યવહારથી જે વાંચવાની ટેવો ને બધું બધું છે ને એમાં એ લાભ મળે તમને ધીમે ધીમે બળ ઓળખું પડતું જતું છે પારાયણ સમજાયું ને પારાયણ એટલે અથતી ઇતિ સુધીની વિધિપૂર્વકનું આપણું આ વ્યવહારથી વ્યવહારનો ભાગ સમજાયું એ થતો રહેતો આપણે કેવી રીતે કર્યા કરવાનો એ પારાયણ કહેવાય છે વિધિ વિધિ કહેવાય આત્માની રમણતા ક્યાં સુધી પોતાની પૂર્ણ દશા ઉભી થઈ એટલે પછી રમણતા રહી જ નહીં ને પોતે પોતે જ થઈ ગયો એટલે રમણતાની દશા પૂરી થઈ ગઈ સુરેશભાઈ આ પાંચ સુધીના અધ્યાયમાં આવી જ જાય છે પોતે પોતામાં પોતાએ કરીને પોતેથી પોતા સ્વરૂપે જ પરિણમતો એ તો પરમાત્મા પ્રકાશન પામેલો એ છે આખો પરમાત્મા સ્વરૂપ થયો સમજ આખો આજ્ઞાધર્મ આપણને આ કર્યા કરે છે આખો આજ્ઞાધર્મ સમજે એટલે રમણતા ક્યાં સુધી કહ્યું એમ એટલે વ્યવહારની જોડીને રમણતાના બેની વચ્ચેના આજ્ઞાધર્મ છે આખો વચ્ચે એ આજ્ઞાધર્મમાં વ્યવહારની દ્રષ્ટિ નિશ્ચય સાથે રેલવેના બે પારા પાટા સાથે આમ સાથે સાથે રહ્યા કરતી હોય ત્યાં સુધી રમણતાનું રહ્યા કરે અને પછી એને જેટલો ભાગ બેલેન્સ થયો એટલા ભાગમાં એમને એ રમણતા સ્વરૂપમાં બંને પરિણામ અને પરિણતિ ભાગે કરીને જુદું પડી જાય વ્યવહાર વ્યવહારની પરિણતિથી છે નિશ્ચય નિશ્ચયની પરિણતિ છે બંને જ બંને જ ચાલો વ્યવહાર વ્યવહારની વ્યવહાર ક્રિયાની પરિણતિથી પરિણતિ સ્વરૂપ છે વ્યવહાર આખો અને નિશ્ચય એ નિશ્ચયની સ્વભાવક્રિયાની પરિણતિથી નિશ્ચય સ્વરૂપ છે આખો એટલે બંને એ પરિણામ સ્વરૂપ પાછો રહ્યા જ કરે બંને સ્થિર એટલે વ્યવહાર વ્યવહાર જગ્યાએ વ્યવહાર જ રહ્યા કરે નિશ્ચય નિશ્ચયથી નિશ્ચય સ્વરૂપ જ રહ્યા કરે એ બધું છેલ્લું એનું પ્રમાણ છે એનો ટેસ્ટ છે એ આપણે બધાને આ શરીર છે શરીર જ કરાવે કંઈ આ શરીરની બહારનું કોઈ કરાવે એવું નથી જલ્દી તમે આપણે શરીરથી જેટલું સમજ્યા હોઈએ એવું બહારથી જલ્દી પકડી જાય ખરું અને ભૂલ થઈ હોય તો તરત જ આપણે ત્યાં ભૂલ થઈ હો ભૂલ થઈ ભૂલ થઈ તરત જ પકડાયું અમારે સવારે આવતા હતા કેમ કે આઠ વાગે મનરબાની કરવું છે એટલે સાડા આઠ સુધી મેં પહોંચાય ને રાજુ તમારી દીકરીને તમે મળો કરો બધું અડધો કલાક થોડીક તમે અડધો પાડો ચા પીવડાવો આ તે બધું ખરું ને પાછું અને એ તો કર્યા અને પછી થોડું પેલું બે પેપર જેવું વિધિ બધી કરી લીધી બિપિનભાઈને મળ્યા એમનાથી આજે નીકળ્યા એવું નતું આવ્યા નથી કે ત્રણ દિવસે આવીશ એ થયું ચા થઈ ગઈ આવી ત્યાં તો પછી મનરબાને ઉતાવળ કોઈ દિવસ કરાવાય નહીં મેં કહ્યું હતું કે આપણે નવ વાગે ત્યાંથી નીકળીએ તો જ્યાં સાડા નવ સુધી પહોંચી જવાય ને બધા મહાત્મા મળ્યા દર્શન મંદિરના થાય બધું થાય ને એટલામાં તો સમાનુભૂતિ કરવું બધું જણો તો કેમ કેટલું મોડું થાય છે ચલો છું રેખા અમારા આવી છે આજે મહેન્દ્રભાઈના એ અંદર ગયા તમને આવું ઉતાવળ કરે જરાય ખબર નહીં બહુ ઠંડકથી કામ જોયું એમને તો હવે મને ખબર ના પડી કે ઉતાવળ થઈ ગયા હશે રીતે જરાય ખબર ના પડી પછી એ કર્યું અને પછી જરા પછી આ દિવસ જ ગયો પાછું વાગ્યું છે બે ગાડી બેસતા વાગ્યું બધી ગાડી થઈ થોડી ગાડી ગઈ ને ત્યારે મને જળતું અંદર કે કનુભાઈ આવું કરો છો તમે તમે નવ વાગે નીકળવાનું કહીને તમે પડા લોકો શું થાય એમને મેં એમને કહ્યું એ પરું કે આ મને ભૂલ સમજાઈ ગઈ પેલી જો રેખા બેઠી બાજુમાં ખરું પૂછાઈ ગઈ છે તો ખરું તે તો આ બધો વ્યવહાર જ આવો છે બધો વ્યવહાર આવો છે પણ જ્ઞાની પુરુષોને એ સૂક્ષ્મના ભાગમાં બધું થયા કરે શું પણ સ્થૂળમાં જેટલું હોય એ બધું કાચાપણું કહેવાય એ તો પણ સૂક્ષ્મમાં બધું બહુ રહ્યા કરે એમને સૂક્ષ્મમાં એટલે એમના પ્રતિક્રમણો એ લેવલ ઉપર હોય બધા ખ્યાલ આવ્યો ને બધા પ્રતિક્રમણો હોય એટલે બહારના જોડે આ ગયા બધું તો રહેવાનું જ એટલે ભરતાનજી બરોબર છે ને કહીએ ને તો અમે પછી એમાં કરી દેવું પડે કે આ ઉદલે કેમને કેમ કેવું શું પડ્યું કરવું જ પડે અમારે છૂટકો જ નહીં કોઈને પણ તમે જોજો જરા ઊંડા ઉતરીને જોશો સમજાશે કોઈ પણ પ્રકારે શબ્દનો ઉદ્ગાર નીકળ્યો એની સાથે શબ્દનો એ ક્યાં આવું છે એ તો અરસપરસ છે ને આપણું નો વ્યવહાર છે ને બધો એટલે આ આત્માની રમણતાનો બીજું છે ભાઈ આશ્રમમાં પૂછવું છે રમણતા એ વિશે હા એટલે કોણ કોને કહ્યું તમે રમણતા રહેતી નથી એમ કહો છો કઈ રમણતા નથી રહેતી રમણતા જેવું રહેતું નથી પોતે પોતે જ થઈ ગયો પછી હા એ તો એ વાત જુદી એ તો છેલ્લું ટેસ્ટ છે છેલ્લું પરિણામ એ તો અનુભવ છે એ વિગતવાર સમજાવો છો એ અનુભવ પ્રમાણે કહ્યું ને અત્યારે વાત થઈ જ થઈ આ વ્યવહાર નિશ્ચયની વાત થઈ ને એ જ વાત થઈ તમને ખ્યાલ આવ્યો કે નહીં હા એટલે આખો વ્યવહાર પારાયણ સ્વરૂપ જ છે અંદર પણ આપણે પારાયણ સ્વરૂપ પાસે રહી શકતું નથી ને જો અમારાથી કાંઈ હવાર ઉતાવળ ના થઈ ગઈ અમારે થઈ એવું છે પણ પછી શોભના તો લાગે છે કે ના એમને નથી થતું એવું ખરું કહે ને પણ આપણે જાણીએ ને એકબીજા રહેનારા સાથે ખબર તો પડે ને આપણા છોકરાઓ જોડે રહેતો ખબર પડી જાય હે શું આપતા પુત્રો કોઈની જોડે એમને રહેવાનો યોગ મજા પડી એકલા પડી ગયા શું મજા પડી ગઈ પણ એમને બે જોડે રહેવું પડે ને આ મહેશ આનંદજી કહે છે મારે મિનેશ આનંદજી કહે છે મારે આ મહેશ આનંદ જોડે રહેવું પડે એવું કહો છો તમે હા કે છે હે પણ દાદાએ કહ્યું છે કે મહાત્માઓનું એક મજાની વાત શું છે પોતે પોતામાં પરિણામ એ બધું બરોબર છે પરંતુ આ બધું હવારમાં આવું રીતે જ્યાં દખલ આવું થયું થઈ ગયું હોય તો દૂધ ફાટી ગયેલા જેવું લાગે ને પણ પછી હવાર થતાની હાથે જ એ દૂધની સરસ ચા પી લે છે બોલો એવું દાદાએ કહ્યું છે એવું તમે સાંભળેલું એમ નથી સાંભળ્યું કોને સાંભળ્યું છે આ તો કોને જરાક જોશે બરોબર સમજાવો શું કે મને વિગતથી સમજાવો શું વાત છે એટલે એવું કહેવા માંગે છે કે રાત્રે માન લો કે પતિ પત્ની વચ્ચે બોલચાલ થયું અને ઝઘડો થયો હોય તો એવું લાગે કે જાણ હવે ફરી ક્યારેય કોઈ કોની જોડે બોલશે ને એવું લાગશે અને અંદર પણ એવું થઈ જાય કે હવે અમની જોડે કઈ વાત કરવા જેવી છે નહીં આ બોલી ગઈ તો બોલી પણ ફરી બોલવા જેવું નથી એટલે એ દૂધ ફાટી ગયું એવું લાગે પણ સવારે પાછા એ રાત્રે સૂતા સૂતા જ એમને એમ થાય કે આ ખોટું થઈ ગયું આવું ના થવું જોઈએ બંનેને થાય એટલે ભાઈ સવારે એ ફાટેલું દૂધ પાછું એટલે દૂધ ફાટ્યું જ નથી ફાટ્યા જેવું લાગે છે પણ પાછી સવારે ચા પીવાય છે હવે આપણે જયંતિભાઈ પેડર થી આપણા ચિબન કાકાના વડીલ એમના લઘુબંધુ આવ્યા છે આવ્યા છે ખરા બહેના કે નથી તમારી જોડે મોકલાયું જયંતિ કાકા is hearing your satsang on the internet ઓ આ તો કોશન કરે છે આપણને અને જયંતિ કાકા પૂછે છે ઉપર એમના અક્ષર બહુ સારા છે એમાં રસિકભાઈ જેવા જ છે બધા નમો વિતરાગાય ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી દાદા ભગવાનના અસીમ જય જયકારો જય સચ્ચિદાનંદ પરમપૂજ્ય કનુદાદાજીને કોટી કોટી વંદન આપ ચરણવિધિમાં લખેલું છે તે સમજાવવા કૃપા કરશો સત્પુરુષનું મૌન તપોબળ નિશ્ચય આખા જગતને તારે એમને આનું સમજવું છે આ બે લાઈનો આપણે ચરણવિધિમાં છેલ્લે છાપી છે ને બે લાઈનો સત્પુરુષનું મૌન તપોબળ નિશ્ચય આખા જગતને તારે સત્પુરુષ સત્પુરુષનું સત્પુરુષ જ્ઞાન મળ્યા પછી આપણે બધા જ સત્પુરુષ કહેવાઈએ શું કહ્યું એટલે જ્ઞાનીની કક્ષા બધાની જ પરંતુ જ્ઞાની જ એ પોતે પોતાના પોતા સ્વરૂપે જે સ્થિર થયા છે અને કેન્દ્રિત થયા છે બધા વ્યવહારોમાં એમને એમના મન વચન વ્યવહારોમાં જેટલું કેન્દ્રિતપણું થયું એ અનુભવ પ્રમાણનું થયું એટલું કામ લાગે બધું સમજાયું એ સિવાયનું બધું જ આપણા સત્પુરુષ જે મહાત્માઓ કહેવાય એમને એ જ્ઞાનીપણું છે એ જ્ઞાનીપણું આ જ્ઞાની જ આ જ્ઞાન જ હું હું જ અને આપ આ જ એમ હું સ્વ સ્વ જ અને પર જ જેવી રીતે એ રીતે સ્પષ્ટ થઈ જવા માટે પેલો આજ્ઞા ધર્મમાં તપસ્ચરણનો ભાગ છે અંતરનો અંતરનો જે ના સહી શકાય જરા પણ પરિશ સ્વરૂપ હોય કે ઉપસર્ગ સ્વરૂપ હોય એ સહન કરવામાં એ પ્રતિક્ષાપૂર્ણ દશાએ કરીને તિતિક્ષાપૂર્ણ એટલે નિરીક્ષણ દશા ઓબ્ઝર્વેટર ઓબ્ઝર્વેટર દશા શું અને જોવા જાણવાનું ખાસ કરીને એ રીતે એમાંથી એ બહુ આકરું લાગે પસાર થવા માટે છતાં નહીં નહીં જ્ઞાતા છું હું જોનાર છું જાનાર છું હું જોઉં છું જોઉં છું જોઉં છું જોઉં છું કોઈ પણ રીતે આવી રીતે ગોઠવી દેવું જોઈએ સમજાયું અને એ એવી પરિસ્થિતિઓમાં ધીરજ રહેવી બહુ મુશ્કેલ છે છતાં પણ આપણે રહ્યા જ કરીએ ધીરજ ના રહેતી હોય એમાં પણ આમ રહ્યા કરીએ તારે તપ બધો થાય છે તપનું થવા પણ આવી રીતે છે કારણ કે બંનેમાં પૂતગલ પૂતગલથી જ ઘર્ષણ થયા કરે છે બીજું કશું નથી પરંતુ આ ચેતનને સ્પર્શથી થઈને પછી એનું પેલા ડિસ્ચાર્જ પૂતગલ સાથેનું ઘર્ષણ થતાની સાથે જ એ ઘર્ષણ થતા એ અગ્નિ પેદા થાય છે એ તો નિયમ છે સાયન્સનો વિજ્ઞાનનો નિયમ છે સમજાયું પરંતુ બે પથરા ઘસીએ ચકમક કરીએ ને એનાથી ઘસીએ એ વસ્તુ જુદી છે અગ્નિ કે તણખો જડતો અને આ અગ્નિ થવો એ બહુ જુદો છે આ અગ્નિમાં એ સહન શક્તિમાં એ પ્રમાણે વ્યવહારે વ્યવહાર નિશ્ચય નિશ્ચય તું હું એવું રહ્યા કરે ધીરે બહુ આકરું લાગે ના રહી શકાય કાચું પડી જવાય આપણાથી એમાં પણ જેટલે ભાગે જેટલું જ્યાં રહ્યું ને જેટલા ભાગમાં એટલું ત્યાં આગળ શુદ્ધિ થાય કારણ કે એ તપ અગ્નિ ખુલ્લો થાય છે શું કહ્યું એને તપ અગ્નિ ખુલ્લો થાય છે કે છે તપ અગ્નિ આ કર્મ સંન્યાસ યુગમાં આવશે બધું અને કર્મ કર્મફળ બને કર્મફળમાં બંનેમાં ભેગું છે આ એટલે એ તપ અગ્નિએ કરીને તપ અગ્નિ એ બીજું કશું જ નથી પણ પેલો પથ્થર ચકમક છે એવું નથી આ પણ પૂતગલ છે પેલું પૂતગલ છે પરંતુ આ મેટાફિઝિકલ પૂતગલના લેવલે થાય છે કેવું અને પેલું મેટાફિઝિકલ પૂતગલમાંથી આજે સ્થૂળ સ્વરૂપમાં આવેલી એવી રીતનું એમાં અગ્નિનો પેદા થાય છે બધું અગ્નિ ખરી રીતે તો મેટાફિઝિકલ આ પૃથ્વી પાણી આ બધું છે જ એમાં પણ થાય પણ સમજાતું નથી કે આ શું છે એકદમ વીજળી પડે મનમાં આગ લાગે તો પણ ખબર ના પડે તો આ તો કોઈ મોટો દેવ આવ્યો ને આપણને હેરાન કરવા આવ્યો કે છે હમ જિંદગી રામમાં બતાવી દીધું ને આગ લગી આગ લગી આગ લગી રે <laughs> અસર દાદાજી તો બહુ વાર જુએ એકની એક કેસેટ દાદાજી ઘણી વાર જોવા થાય જોવે છે દાદાજી તો એટલે એક એક પ્રસંગ યાદ હોય એમને એટલે એમાંથી જ્ઞાન અગ્નિ ઉત્પન્ન થાય છે જ્ઞાન અગ્નિ જ્ઞાન અગ્નિ અને એ જ્ઞાન અગ્નિ ઉત્પન્ન થયા પછી જે આપણી વ્યવહારની શુદ્ધિ થાય છે એ વ્યવહારની શુદ્ધિ આગળ આપણું ચોખવાળ ચોખ્ખું દેખાવા પણ આપણું ખુલ્લું થતું જાય છે જેટલું ચોખ્ખું દેખાયું એટલું જ્ઞાન પ્રકાશ આખો પ્રકાશમાન થાય ત્યાં આગળ એટલે પ્રકાશમાન થયેલો જ્ઞાન પ્રકાશ આપણા ચોખ્ખા દેખાવા સ્વરૂપ સાથે એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે એટલો સહજપણે રહે ત્યાં આગળ પોતે પોતા સ્વરૂપ થઈ જાય ત્યાં આગળ આ સત્પુરુષનું મૌન તપોબર મૌન એટલે અંતર આખું તપ થાય છે તે બધું મૌન તપોબર અને જેને આટલું જેવું ચોખ્ખું થયું છે આપતા પુત્રો કેવો સુંદર સત્સંગ કરાવતા હતા આવી રીતે અને આજે બધા કરાઈ રહ્યા છે ને એ એમને એટલું ફળશ્રુતિ બધી બધાને કામમાં લાગે જ છે આ તો અને આપણા મહાત્માઓમાં આપણે જેને જેટલું કામ લાગ્યું એકબીજાના રસપ્રસ એ પણ લાગી શકે છે નાની પુરુષને સ્થિરતા હોય ત્યારે એમને કોઈ પણ પ્રયાસ કે પુરુષે બધું રહ્યું જ નહીં કોઈ જાતનું સહજ ભાવે થયું બધું એટલે આખી પ્રકૃતિ મન વચન યોગ એ સહજ સ્વરૂપે કામ લગે તમને બહારનો યોગ સહજ સ્વરૂપ નાય દેખાય કોઈ જગાએ છતાં પણ એ સહજ સ્વરૂપ છે એટલે આપણું આનું અંતર કહ્યું આખું એટલે આ બાહ્ય વિજ્ઞાન અંત અંતર વિજ્ઞાનની વચ્ચે બેની વચ્ચે જે ઘર્ષણને એનો થતો ભાગ હોય ને એમાં આપણે વિજ્ઞાન સ્વરૂપ રહેવા માટે આ બધું ઘર્ષણ થાય છે એ તો દરેકને થાય દરેકને થાય પરંતુ આ ઉપયોગપૂર્વક ના સહન થઈ શકે પારાવાર રીતે એટલી બધી વિકટ પરિસ્થિતિ હોય બધી પ્રતિકૂળ શું એ પરિસ્થિતિઓમાં આ આગળ તપ થયા કરે છે એટલે મૌન સત્પુરુષનું મૌન તપોબળ અને જેમ તેમ તેમ વાણી બધી શમન થતી થઈ જાય વાણીનું શમન થાય છતાંય વાણી નીકળ્યા કરે એ મૌન તપોબળનું છે અને નિશ્ચય આખા જગને તારે નિશ્ચય આખા જગને રે એટલે આખા વ્યવહારને વ્યવહાર સ્વરૂપે બધાને સમજ આપતો એ નિશ્ચયથી બધાને ચારે સમજાયું વ્યવહારને વ્યવહારથી સમજ આપતો શૈલેષાનંદજીએ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં અમેરિકાના બધા ક્રીમ આવ્યા હતા બધા ભેગા થયા હતા વીસ વીસ જણ આપણા ભારતમાંથી ત્રણ હતા ડોક્ટર ધરમસિંહ છેક પટિયાલા યુનિવર્સિટીમાંથી આવ્યા હતા સમજાયું તો એમાં એમને કલાક સુધી આ બહુ સરસ વાત સમજાય શું એટલે એમના આજના એમના પ્રેક્ટિસમાં જાય છે ડોક્ટર તરીકે રહે છે ઘરે આવે છે પણ સત્સંગ એમનો ભાવને દિલ તો એવું છે કે કેમ કરીને સત્સંગમાં વધારો એવું છે સાહેબ મેં સાંભળ્યું નહીં મેં સાંભળ્યું નહીં મેં હા દાદાજી સાસુ કોને આવે હા દાદાજી હવે વ્યવહારમાં પરિણમે ત્યારે લોકો પ્રમાણ તરીકે માનશે અંદર તો એવું જ છે પણ અંતર કેવું રહે છે અંતરથી એવું જ રહે છે તે દવાખાને જ આવતો હોય હે હા એ તપનો ભાગ છે સાચું કોને સાચું કહું છું દાદાજી બધા તો પુત્ર માનો સાચું કે છે એ નહીં માનો કે છે એવું માનવું પડે કે લોકો નહીં માને <laughs> મહેશાનંદજી શું કે છે ના એવું નહીં જોતે મોટે તમારો અવાજ બહુ સરસ છે એમ ચાલો મોટે નહીં નહીં મોટેથી બોલો જોશે જોજો એ કોઈ પ્રેક્ટિસ લો ઉભારો ઉભારો એના વગર ના હજુ ના ના સંભળાયું પાછળ બોલો મોટેથી એવું વસ્તુ જ હોય પરિણામ જુદા હોય <laughs> આ મહાત્માની છે <laughs> એટલે જયંતિભાઈ તમે સાંભળી રહ્યા છો એટલે તમે પણ સત્પુરુષમાં છો અને તમને પણ આ તપ થયા જ કરે છે શું અને તમે બોલતા જ નથી એટલે તમારું મૌન તપોબળ એક કામ કરે તમારા પણ તમે હજાર તમારા અત્યારે ઘરના બધા વ્યવહારોમાં કામ કરે શું નવ જણ છો અને નવ જણ બધાની વાણી જુદી જુદી પડતી હોય ને એટલે તમારે ભાગ આવ્યું આ બધું પેલી નૈના કે પેલી કોણ આપણે બીજી મલ્લિકા બેઠી છે કે સાંભળો છો કે એમને હું કહું કે તમે એમને કહી ના દેશો પણ સાંભળે છે તો હું કેમનું કહી શકું દાદાજી કોણ છે દાદાજી એક પ્રશ્ન પૂછવા છે કોણ પૂછે મિતેશ હા મિતેશ હા બોલભાઈ દાદાજી આપણે અત્યારે વાત કરી કે અંદર ન સહન થાય એવી પરિસ્થિતિ ઉભી થાય તો એવી ન સહન થાય એવી પરિસ્થિતિ ઘણી બધી વાર ઉભી થાય છે પણ એમાં સ્ટકઅપ થઈ જવાય તો પછી આગળ જે વ્યવહાર થવો જોઈએ એટલે કે કોઈ કામ કરતા હોય અને આગળ ફ્લો થવો જોઈએ તો પછી બેસી રહેવાય એવું થાય એટલે આગળ કામ ના થઈ શકે તો એમાં શું થાય છે ભાઈ કે આપણે થોડું ઉતાવળ થાય છે કે આવું મળ્યું છે એટલે જલ્દ જમ કરીએ એટલે ચાલુ કામમાં પછી આ થાય સમજે ને ચાલુ કામમાં આવું થાય એટલે તમારે તો પેલું વિતરાગ ભગવાનને ભજેલા ને એટલે જરા તેજ થઈ ગયેલું બધું એના કારણે આવું થાય છે આ વૈષ્ણવ ઓછું થાય જરાક એમને તો મીઠા અને છપ્પન ભોગ ને બધું ખાધેલું ને બધું હે હા ભાઈ આજે પેલા હવેલીના મંદિરે દર્શન કરવા જવું તને થવા મળશે ધીમે ધીમે જો જતો રહેજે જરા શું કહ્યું એમના સામે જે પડોશી છે સામેના એમના ઘરે એ જ છે પૂજા એટલે સ્થાપના એ તે પુષ્ટિ માર્ગની એ એ તો હોય તો મંદિરમાં જે તાર મજા આવે ને બધો પુષ્ટિ માર્ગનું બધું જોઈએ કેટલું બધું બધા છપ્પન ભોગ આરતી મંગળા આ બધું જોઈએ ને શરણ ને આ તે સુખડી ભોગ ને બધું કેવું જોવા જોયું ત્યાં સિવાય પણ તમે તો ના આ તો લીલોતરી ખવાય નહીં આપણે સુખબીન ખાવું કે છે દાદાજી અત્યારે એવું નથી રહ્યું અત્યારે એવું નથી રહ્યું અમને રહ્યું કે ના રહ્યું અભિપ્રાયમાં ક્યાં છીએ આપણે તો જે છે તે નહીં તો સમજો કે નહીં હા દાદાજી હે હા પેલી ઘેર બેબી આવી શ્રમાણજી આવે જરા હા દાદાજી <laughs> એટલે આપણે જયંતિ કાકાનો આ પ્રશ્ન થઈ ગયો શું કહ્યું હા એક પદલો ભાઈ સાહેબ એક પદલો આમ જેતા લેતાની વખત કંઈક પણ આવ્યું હોય પીવાનું બધા ત્રણ પ્રકારના હોય ને કોઈ પણ આવ્યું હોય છતાં તરત જ ઉપયોગ તંત્ર ગોઠવી જાય કે હા ચાલો આ કળિયુગના શરીરની દવા આવી લો જલેબી આવી તો કે આ કળિયુગના શરીરની દવા આવી લેવું જ પડે શું ડાયાબિટીસ મટાડવાની દવા એવું એવું કેવું પડે પછી સમજાય એટલે જાગ્રત રહેવાય આપણે બીજું કશું નહીં એક મોટા અમેરિકાના ફિલોસોફર થોરો કરીને થોરો એનું એક બહુ સુંદર એક સૂત્ર છે બહુ સરસ લખ્યું છે ને કે હવે મને આખું યાદ નથી રહ્યું જો પછી આ તો બોલે ને you may consider yourself ધીમે ધીમે બોલો ને બધા સમજણ પાડે એવું you may consider you may consider yourself બોલો you may consider yourself lucky lucky when the food you take when food you take is also your medicine is also your medicine લ્યો પણ આ ઇંગ્લિશમાં કેમનું સમજ પડે ગુજરાતીમાં સમજણ પાડો ને આ તમે સ્પોન્ટેનિયસ ગુજરાતી કરો છો એટલે એ એવું કહેવા માંગે છે થોરો કે જ્યારે તમે તમારો ખોરાક ઔષધ એટલે દવા તરીકે લેશો અથવા લેવાશે ત્યારે તમે ખરેખર ભાગ્યશાળી હશો એટલે કે આહાર લેતી વખતે એટલી જાગૃતિ હશે કે આ દવા તરીકે લેવાય છે દવા લેવામાં આપણે કેટલા ચોક્કસ હોઈએ છીએ હા એટલે દવાની વખતે કરતા જ ડોક્ટરે આપી આ ક્યાં આ ગરાતી નથી ક્યાં આપી દવા લેવું તો પડે જ છે બધાને પણ આ બધું આવું રોજનું આ લેવા માટે તે વખતે એને મેડિસિન સ્વરૂપે લેવાય તો પછી એને રોગ બોગ બહુ તકલીફ મજા આવે ડોક્ટર કે છે હા ખરી વાત છે ડોક્ટર એવું ડોક્ટર એટલે દાદાજી જ્ઞાની ડોક્ટર એવું કે છે પેલા ડોક્ટર ને ના નહીં તમને ધંધો બંધ પડી જાય ને નવરો પડી જાય પેલા ડોક્ટરોને ખબર જ નથી આ તો ફિલોસોફરનું વાક્ય છે નાની ડોક્ટરની વાત વિચારક કહેવાય વિચારક અને દાદાજી જ્ઞાન દ્રષ્ટિ ખોલ્યા પછી તો ખરેખર લક્ષ્મણ આવે બહુ આવે આવે જ આવે છે આપણે આહારનું બધું વિધિ કરીએ છીએ છે તે બધું બધું જાત જાતની વિધિ કરીએ છીએ ને આપણે ચાલો કવિરાજના કીર્તન કેલા પદો કેવા સરસ નીકળ્યા છે એ બધી બાબતોમાં ચાલો સત્તર પાન નંબર સત્તર એક જ ઈચ્છા એક જ ઈચ્છા છેલી ઈચ્છા છે ઈચ્છા હવે એક જ છે ઈચ્છા જગત કલ્યાણ કરવાની જગત કલ્યાણ કરવાની આખી યાદો પામો સુખ શાંતિ આખી દુનિયા પામો સુખ શાંતિ ભાવી લો ભાવના દિલથી ભાવી લો ભાવના દિલથી દુનિયાની અંદર ફરે છે દુનિયાની અંદર કલ્યાણ કરશે શિવ શ્રી કલ્યાણ કરશે શિવ શ્રી હશે કેવળ સતકામી से केवल सतकामी એને સાતાજ મળવાની પીઠી રડતા નવ્વાણું જોઈ ઘણી પીઠી રડતા નવ્વાણું કરવૈયે કર્મોના બંધન અક્રમ ના સીતાન ત્રિકાળીય ફલ અક્રમ ના સીતાન ત્રિકાળીય ફલ જ્ઞાને સ્ત્રિયાકારી મિલતા Pakistan. શ્રદ્ધાની ભાવના અને પોતાનું બહુ શુક્લ ધ્યાને કરીને નીકળેલું ચાલો હવે આપણે આપણે આ છેલ્લી ઈચ્છા કે હવે આ વ્યવહાર એટલે વ્યવહારને જ હું મારા પણ સ્વરૂપે હતો જે વ્યવહારમાં તેમાં એના કારણે આ ભટકવાનું અને ક્લેશ કંકાશ કડાપો અજંપો આ બધું રહ્યા કરતું તેનાથી મુક્ત મુક્તિ થવાનો યોગ આવ્યો અને મને પ્રાપ્ત થયો એ યોગ મુક્ત મુક્તિનો યોગ એના માટે આજે પ્રાપ્ત થયા પછી એ જ રીતે મુક્ત દશાએ કરીને હવે વ્યવહારથી બધામાં વ્યવહારમાં રહી શકું એના માટે જે અદભુત આજ્ઞા ધર્મ મળ્યો જે આજ્ઞા ધર્મમાં આજે બધા જ કર્મકૃત વ્યવહારોમાં જે આખા ફળ સ્વરૂપે બધા છે તેમાં હું ક્યાંય પણ એ આગળ કરેલા કર્મના આજે કર્મકૃત પ્રારબ્ધ કે પ્રાપ્ત થયેલા વ્યવહારમાં એ કર્મફળ સ્વરૂપના વ્યવહારમાં એમાં હું નિશ્ચયની નથી ભૂગતા નથી જે કરી કરી થઈ ગયેલો વ્યવહાર જે કરાયેલો હતો એ વ્યવહાર એ આજે ભોગતા સ્વરૂપે પરિણામ સ્વરૂપે આવ્યો બીજ સ્વરૂપ કરાયેલો વ્યવહાર પરિણામ સ્વરૂપે ભૂખતા સ્વરૂપે આવ્યો એમાં હું નથી ભૂખતા નથી ભૂખતા બધે ભ્રાંતિમાંથી છૂટ્યો હું અને કરતા બધી ભ્રાંતિમાંથી એટલે ફરતી હવે એ કંઈ બધું આ શરીરની બધી ક્રિયાઓ ચાલે છે વ્યવહાર ચાલે છે પરંતુ એની કોઈ પણ ક્રિયાનો હું કરતા નથી હવે બાકીનું મુક્તિ પામ્યા પછી હવે એ વ્યવહારમાં પણ એ વ્યવહારથી હું કરતા નહીં જ કારણ કે હું મારા સ્વભાવથી સ્વભાવ કરીને મારા સ્વભાવનો કરતા એવો નોખો પડેલો છું અને એક રીતે આખી બે નોખા પડીને બીજા જ દિવસથી આખી પ્રજ્ઞા શક્તિ સ્વરૂપે એ જ આપણું બીજ સ્વરૂપ પ્રાપ્ત થયેલું પોતાના સ્વભાવથી એ સ્ફૂટ થઈ અને પ્રજ્ઞાશક્તિ રૂપે આપણને બીજા જ દિવસથી કામ કરતું થઈ જાય છે પ્રજ્ઞાશક્તિ પ્રજ્ઞાશક્તિ ઉપર સુરેશભાઈએ પૂછ્યું છે આજે અને એ પ્રજ્ઞાશક્તિમાં બીજા ત્રીજા ચોથા પાંચમા અધ્યાયમાં એને પ્રજ્ઞદશા કહી છે શું કહ્યું એ ગીતાજીમાં મર્મ સ્વરૂપે કૃષ્ણ ભગવાને અર્જુનને કહેવા ચાહેલી એવી એ દશા કૃષ્ણ ભગવાનને એ લેવલે એ સંજોગોમાં એને યથાર્થ રૂપે પકડાય કે જે સંજોગોના આધારે સંજોગોના આધારે સ્વરૂપ રહી શકે એના માટે એ દશાને સ્થિત પ્રજ્ઞ તરીકે ઓળખાવી એમને એટલે આખો એ કર્મ સંન્યાસ યોગ સુધી આવી જાય છે બધો બીજો સાંખ્યા યોગ ત્રીજો કર્મયોગ ચોથો કર્મનો કર્તા યોગ અને એમાં ભૂગતાપણું સમજાવે છે અને કરતા ભૂગતા માણસથી મુક્ત એવો કર્મ સંન્યાસ યોગ પાંચમો આ પાંચ અધ્યાયો બહુ સુંદર રીતે સમજાવ્યા છે કૃષ્ણ ભગવાને અને પછી આખા યોગના બધા પ્રકારો આવે છે બધા છેક સુધીના છેક સુધીના બધા પ્રકારો આવ્યા કરશે એમાં પહેલો ભક્તિથી ચાલુ થઈને બધા યોગ ભક્તિ યોગને કહ્યો પછી બીજા કેટલા યોગ તો કે કૃષ્ણ પૂછે છે એમ કે બધા યોગો કે છે એમને વિસ્તારથી કે છે એટલે સાંખ્ય યોગ અને આ યોગ ભૂમિકા કોને કહી કે કર્મ યોગ જે છે એ કર્મયોગ એ કર્મયોગમાં હું કેવી રીતે હોઈ શકું પછી કર્મકૃત યોગમાં હું કેવી રીતે હોઈ શકું અને કર્મ સંન્યાસ યોગમાં હું કેવી રીતે છું આપણે અહીંયા આગળ સીધું જ કર્મ સંન્યાસ યોગ મળી જાય છે અને એટલા માટે આ પ્રજ્ઞાશક્તિ ખુલ્યા પછી આપણે સંસારી હોય કે આપણે ત્યાગવાળા હોય એ બંનેમાં દેહ છે એટલે દેહ કરીને બંનેને પ્રજ્ઞાશક્તિ સરખી જ ખુલ્લી થાય છે પરંતુ દરેકને દરેકની એ ઉદય પરિણામોના હિસાબે એ જુદી જુદી પ્રમાણે કામ કરે છે પણ એક સરખું પરિણામ આપે છે એક સરખું પરિણામ આપે છે પ્રજ્ઞાશક્તિ એ પ્રજ્ઞાશક્તિ આપણા આત્માના ટંકોત્કીર્ણ સ્વભાવને સ્વભાવ ટંકોત્કીર્ણ છે એટલે સ્વભાવથી કંઈક આખા બધા જન્મજન્મના ચક્રાઓમાં અનંતકાળથી હતા એમાં એ આપણને છૂટું રાખે જેવું બની શકે જ નહીં ને એટલા માટે એ અજ્ઞાશક્તિથી જે બનતું હતું એ અજ્ઞાશક્તિમાં આ સાંખ્ય યોગ અને બધું જ અને બીજો જ્ઞાન યોગ એ બંનેને ભેદ પાડતા એમને સ્થિત દશાનું કહેલું અને મહાત્માઓને આપણને પ્રજ્ઞા દશા સ્થિત પ્રજ્ઞ અને પ્રજ્ઞા બે બહુ જુદું છે સ્થિત પ્રજ્ઞ એ વ્યવહારના ભાગને લાગુ પડે છે એ વ્યવહારના ભાગની ઉત્કૃષ્ટ ચરમ દશા છે વ્યવહારના ભાગની અને એ ભાગ આ બુદ્ધ ભગવાનને બહુ સરસ થયેલું આજે બુદ્ધ ભગવાન એ રીતે પ્રખ્યાત થયેલા છે એ રીતે થયેલા છે છતાં એ સ્થિતપ્રજ્ઞા દશા એવી હોવી ઘટે કે કોઈ જગાએ ક્યાંય પણ એ પક્ષમાં ના હોય એટલે ત્યાં આગળ આખો બધો વેદોમાં અને બધામાં પ્રતિક્ષા યોગ કયો છે અને બધું કહ્યું છે સાક્ષી ભાવ પહોંચાડે ત્યાં સુધીનું એ બધું એમાં ચાલે છે એટલે મહાત્માઓને માટે આપણે પ્રજ્ઞાશક્તિ બહુ કામ કરે છે એટલે પહેલું કર્મ સંન્યાસ એટલે કર્મના કરતા ભોગતા પણથી મુક્તિ શું કહ્યું હું કર્મનો કરતા છું એનાથી મુક્તિ હું કર્મનો ભોગતા છું એનાથી મુક્તિ અને આ છે તે આ રીતે છે એનો સ્વભાવ અને એનો ગુણ પ્રાકૃત સ્વભાવ પ્રાકૃત ગુણ એનો આ પ્રમાણે છે અને એનાથી તદ્દન નોખો ન્યારો હું આ રીતે છું અને હું એ હવે આ રીતે શાશ્વતો અને મારા અનંત ગુણોએ કરીને મારા બધા ગુણોથી આ રીતે હું છું સમજાયું અને એમાંથી બીજે દિવસે પ્રજ્ઞાશક્તિ ખુલ્લી થઈ જાય પ્રજ્ઞાશક્તિ એટલે મૂળ સ્વભાવની આખી જોવા જાણવાની શક્તિ એ પ્રજ્ઞાશક્તિ કે છે શું આ આપણે વિચારે કરીને ગમે તેવું સમજીએ નહીં સમજી શકાય આજે બહુ કેટલા લોકોને પ્રશ્ન થઈ ગયો આપણે મહાત્માઓમાં અને બધામાં દાદા ગયા પછી હાજરીમાં હોય ત્યારે પણ કે આ પ્રજ્ઞાશક્તિ દાદા ભગવાન સિવાય કોઈનાથી ખુલ્લી ન થાય દાદા ભગવાને કહ્યું કે એ પ્રજ્ઞાશક્તિ ખુલ્લી થયા પછી તમને જે આજ્ઞા ધર્મ આપવામાં આવ્યો છે આજ્ઞા આપવામાં આવી છે એ આજ્ઞાથી તમે રહ્યા હો તો જેમ છે તેમ જેમ આપવામાં આવી છે તે જ પ્રમાણે તમે રહી શકો તો એક કલાકમાં તમારે આ વસ્તુ થઈ શકે છે એ ઉત્કૃષ્ટ પરિણામ છે ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ અને જગન્ય કેટલું તો કે એની પાછળ મચી પણ બરોબર ના જેવી રીતે પાંડવોને કેટલું રખડવું પડ્યું હતું કેટલા વર્ષ ચૌદ વર્ષ પાંડવો બાર કે અગિયાર વર્ષ અગિયાર ને બારમું અગિયાર વર્ષ ને એક વર્ષ પેલું ગુપ્તવાસ એટલે અગિયાર વર્ષ મુખ્ય છે તો અગિયાર વર્ષની તપસ્યા આવી હતી તો દાદા ભગવાને શું કહ્યું તારે કે છે પછી જરાક નિરાતે શાંતિથી કરવું હોય તો અગિયાર વર્ષે તમને તો દસ વર્ષે જવાબ આપે પણ અગિયાર વર્ષે અચૂક આપે જવાબ તમને આ સાહેબ પણ પૂરા થઈ ગયા આજે અગિયાર તો પંદર વર્ષ થઈ ગયા ના દાદાભાઈ તો ચૌદે કહ્યું હતું ચૌદે તો થવું જ જોઈએ એમ કહ્યું હતું તો હવે શું કરીએ હવે પેલી નૈના અને મેં પેલી મલ્લિકા પૂછપૂછ કર્યા કરે એટલે હભરે કે નહીં નહીં હભરે આ ઊંચો કર ને કઈ છે મોટો ઊંચો કર ને નથી દેખાતો કોઈ ઉભા થઈ બે ઉભા થઈ જાઓ ને બે જણા હા હવે ખરા ડાયા બરોબર છે તો આ મને પૂછપૂછ કર્યા કરે એવા ઘણાને આપણે પ્રશ્નો થયા છે સમજાયું ઘણા થયા છે એટલે આ પ્રજ્ઞાએ કહ્યું કે આજ્ઞા ધર્મે કહ્યું આજ્ઞાએ તપ કહ્યું પરંતુ દરેકના પૂતગલ અને પૂતગલના પરિણામો અમે ઉદય પરિણામો સત્તામાં જે લઈ આવ્યા છીએ એના ઉપર છે આ બધું એટલે જ હું શુદ્ધાત્મા અને નામધારી એના પર બહુ કિંમત છે આખી પણ વચના ગારામાં પછી આપણે આમ થઈ જઈએ છીએ ત્યારે આમ આમ થાય જ છૂટકો કોઈને છોડે નહીં કોઈને છોડે નહીં આ વાત છે આમાં જો પકડાયું વિજ્ઞાન તો બહુ આનંદ થાય અને બીજાને કેટલું બધું એ સુવાસો પ્રસરવામાં વિજ્ઞાનનો પ્રકાશ પ્રસારમાં નિમિત્ત બની જાય સરસ સમજો એટલે વ્યવહારમાં થાય છે પરંતુ અહીંયા કોઈ આનો કરતા નથી આ રીતે ગોઠવણી બહુ જરૂર સમજાયું વ્યવહારમાં મહાત્માઓને પણ અને ઘરમાં ઘરના વ્યવહારમાં આપણે રહીએ છીએ ત્યારે રાત સવારે ગોઠવણી પદ્ધતિની કરવી જ પડે ગોઠવણી નથી થતી એનું આ ભારતમાં ગણો છે કરી ગોઠવણી થાય તો એ વસ્તુ આમ ના થાય પરંતુ છતાંય મંદરમાં કહે છે તમારે તો આવું રહે છે બધું સરસ રહે છે આમ છે એમ તો આ હવારે આવું કેવું થઈ ગયું વાત છે એમની વાત ખોટી તો ના જ કહેવાય ખોટી તો ના જ કહેવાય પરંતુ આ રેખાએ કહ્યું ને ધીમે એક પણ જરા થોડું અમુક આવતી નથી તે સમજી ગઈ મહેન્દ્રભાઈના મહેન્દ્રભાઈ આવ્યા છે આજે કે એ તો પેલું મહાત્માન આપણે સત્સંગમાં જવાનું ને એટલે આવું થઈ જાય શું કહે સત્સંગમાં જવાનું બધા મને ખબર નથી એમને ખબર ના આવે ખબર નહીં એવું એવું છે તમે બહુ ખેંચો છો એમનું એમ અમથા બે મહાત્મા ભેગા થાય તો કેટલો આનંદ આવે છે આપણે સુરેશભાઈ અમે તો બે દિવસો અને એ સિવાય જો બીજી અવસ્થાઓ મળે જે મળે ત્યારે એ મહાત્મા ભેગા થયા એમાં ફેર ના પડે શું એમાં કંઈ બીજું બધું થઈ ગયું કશું એ જ વાત મોટી છે બહુ મોટી વાત છે સમજાયું ઘણી મોટી વાત છે આપતા પુત્રો બધા આગા રહ્યા કરે પણ જો દર્શન આપતા કેટલો બધા આનંદ આવે દાદી અમે તો બધાની વચ્ચે જ હોઈએ છીએ <laughs> મેં સમજ્યા કે નહીં દર્શન આપતા રહેવાનું તમે તો બુક બધા વિહાર કરો બધાના ખરો કે નહીં તો અમને આપજો દર્શન હા પછી અજ્ઞાતવાસ નો મિનિંગ શું થાય શું કે અજ્ઞાતવાસ પેલો એક વર્ષનો અજ્ઞાતવાસ ને અજ્ઞાતવાસ અજ્ઞાત અજ્ઞાતવાસ એવો ગુપ્તવાસ એવો ગુપ્તવાસ માટે એટલે એને એવી આખરી શરત મૂકી હતી કે આ અને ઉપરથી એ અગિયારમું વર્ષ એવું હોવું જોઈએ એટલે બારમું કે તમારે ગુપ્ત સ્વરૂપે બધાએ રહેવું પડશે ઓળખાણ પડી ગયું તે વખતે પાછું એક વર્ષ બીજું એથી ગણવાનું એટલે સતત અને એને ગોઠવણી એવી કરી હતી કે પોતાનું રાજ હતું એટલે બીજા ક્યાં જવાના હતા એ પણ છતાંય એમને એનો પ્રભાવ ને રાજ ના હોય એની બહાર જ ગયા હતા એ તો એટલે આજે આપણે મેઘાલય કે છે અને એ બધું નાગલોકમાં નાગા પર છે ને આપણો એ બધે ત્યાં રહેતા એમનો ત્યાં મુકામ હતો બધો જાત જાતની રીતે હતો અને કદાચ રાજમાં ક્યાં હોય તો એવી રીતે રહે કે છૂપું વેશ બદલે આમ તેમ જાત જાતનું કરવું પડ્યું અને પેલા એ ચોગર દમ બધાને મૂકી દીધેલા બધાને કે જરાક ખબર પડે લાવી દીધું કે આમ પર હતું એટલે પછી પાછો રખડાવાય એટલે એને અંદર આબાદ નહોતો દેવો પાછો જન્મથી કોઈને એવું હતું સમજાયું નક્ષત્ર પ્રમાણે એ વર્ષ પૂરું થયું હતું પરંતુ બહારના વ્યવહારમાં ખબર ના પડે આ નક્ષત્રની ઝીણી ગણતરી એટલે વેદવ્યાસજીને ખબર હતી તેમને પૂછ્યું તો કે નહીં ભાઈ બદલાઈ ગયું હતું એટલે પૂરા થઈ ગયું વર્ષ અને સાદામાં હતું બિલકુલ સાદામાં અને ત્યાં આગળ એ આવી રીતે થયા હતા સમજાયું નહીં થયું ફરતી અમને જવું પડે એવું કહેવા લાગે તો ના ચાલે સમજાયું આપણામાં એવું કઈ અજ્ઞાતવાસ નથી ને અરે એવું ક્યાં છે ક્યાં કહ્યું તમને કોને કહ્યું આ તો આપણામાંથી કોઈ પૂછે જાત જાતા પૂછવાનું કંઈ બનતું હોય તો થોડું કરાય કોઈને તો દાદા બધું જ નીકળે એમનાથી તો સમજો ઉત્કૃષ્ટ કયું ઉત્કૃષ્ટ ના કહી દીધું સમજી લેવાનું પછી પછી દરેકના પૂતગલ અને પૂતગલના હિસાબો છે હિસાબ એ બધું થાય એનો મતલબ એવો છે એનો મતલબ એવો છે એટલે આપણી નિશ્ચય શક્તિ કેટલી પાકી એના પર આધાર છે હવે વ્યવહારથી હું જેવી રીતે હું નિર્ણય નિશ્ચિત કેવો શુદ્ધાત્મા છું એવી રીતે વ્યવહારથી હું નિશ્ચયથી કેવળ વ્યવહાર સ્વરૂપ જ મલ્લિકા છું સમજો એ પાકો રાખવો જોઈએ પણ પાકો રહી શકતો નથી એટલે ઘડીએ ઘડીએ પાકો કરવો પડે એને એ મોટી વાત એટલે વ્યવહાર બધો અલગ ડોલક છે અને બહુ પાકો કરવા જેવો છે પણ આપણે તો બધા એમ જ નિશ્ચય થઈ ગયો થઈ ગયો અક્રમ વિજ્ઞાન એટલે ક્રમ આવું થયા કરે છે પણ આપણે તારો ક્રમ બાકી છે એનો શું કરશો વિક્રમને શું કરશો એવું નહીં મહેશાનંદજી એવું છે છૂટકો જ નથી ને કે ક્રમમાં કંઈક ગબગોળો ચાલે એવો જ કોઈનો બોલો ને તો શાના માટે દાદા કે અવસ્થા માત્ર કુદરતી રચના છે શું એ ગબગોળા વાળી હોય તો એવું વાક્ય નીકળે જ નહીં તમને કહી દઉં એ બિલકુલ વૈજ્ઞાનિક હોય તો જ નીકળે એ તો પછી કોઈ રચનારો નથી પેશું એને કે છે હમ અને જે કેવું છે તો કે વ્યવસ્થિત જ છે એ વાક્યનું વિશ્લેષણ થોડું અંદર એ બધું રહેવું પડે કે નહીં તો આખા દાડા સમજાય પછી મલ્લિકા અને નૈના સમજાય છે કે નહીં હે બોલ ને તું ફ્રેન્ચમાં હવે લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરજે તું એનું ફ્રેન્ચ બહુ સારું છે એટલે સુરેશદાનંદજીએ પ્રજ્ઞા વિશે પૂછ્યું કે આના મુખ્ય ત્રણ શ્લોકો છે બીજા અધ્યાયના નથી ત્રીજા કર્મયોગ અધ્યાયના એ લઈએ આપણે છે આપણી પાસે પાંચ દસ મિનિટ અર્જુન ઉવાચ હે જનાર્દન જો કર્મ કરતા જ્ઞાન આપને શ્રેષ્ઠ માન્ય છે તો પછી હે કેશવ મને યુદ્ધરૂપ ભયંકર કર્મમાં શા માટે આપ યોજો છો જ્યાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિ જનાર્દન તત્કિમ કર્મની ધોરીમાં નિયોજલસી કેશવ બહુ વાક્ય આ પહેલું એક શ્લોક બોલ્યો પછી બહુ નહીં બોલાય મારાથી વધારે ગુજરાતી ભૂલી જઈશ એટલે હે જનાર્દન જો કર્મ કરતા જ્ઞાન આપણને શ્રેષ્ઠ માન્ય છે વ્યવહાર કરતા આપણને નિશ્ચય છું હવે પાકું થઈ ગયું થઈ ગયું તો પછી હે કેશવ મને આવું તમે આ વ્યવહારથી આ ફાઇલોનો નિકાલ કરવાનું શું કામ કહો છો એટલે આપણી ભાષામાં કહ્યું એ બાજુ કોઈ છૂટા પાડી દીધા પછી આવું કરાવો છો પાછા આગળના શ્લોકમાં કે છે પાછા અર્જુન વધારે કે આપ મિશ્રિત જેવા વચનથી મારી બુદ્ધિને મોહિત કરતા લાગો છો આમ કે સ્થિતિ પછી આજ્ઞા આપી નિશ્ચય સ્થિતિ શુદ્ધાત્મા થયા પછી આવું કેવું કરો છો કે બે રીતે રાખવાનું મને એટલે આ મિશ્રિત જે વચનથી મારી બુદ્ધિને મોહિત કરવા લાગો છો તો નિશ્ચય કરીને એક કહો કે જેથી હું કલ્યાણને પ્રાપ્ત કરું એટલે દાદાએ કહ્યું કરે તું મારી આજ્ઞા આપેલી જેમ છે તેમ એક જ પારીશ તો પાંચે ઉપર આવી જશે આ દાદાએ કહ્યું છે એ તમને સાચું લાગે છે બાપ હા બધાને હા એક જ પાડીશ ચાલ મહિના મહિના કે મહિના મલ્લિકા શું કે કઈ એક પાડવાની ગમે તને બોલ જલ્દી બોલ શું કે છે શું કે બધામાં શુદ્ધાત્મા જોવાનો ના એ આજ્ઞા એવું નથી આપી એ પછી સમજણ મૂકી છે પેકિંગ ખોલીને જોજો એ પછી લેવાનું પણ આજ્ઞા શું આપી નિશ્ચય નિર્ણયથી કેવળ હું શુદ્ધાત્મા છું નિશ્ચય દ્રષ્ટિ શું કહ્યું તો પછી આજ્ઞા તું તારી ભાષામાં તો કોઈ શું કરે દ્રષ્ટિ શબ્દ મૂક્યો છે વ્યવહારમાં દ્રષ્ટિ મૂક્યું નિશ્ચયમાં દ્રષ્ટિ મૂક્યું દ્રષ્ટિ મુખ્ય છે હવે સમજાય કે ના સમજાય બોલ ને તાર મૂળ જ વસ્તુ બાજુ રહે છે શું કરો પછી તું પછી વર્ષો ગણા કરો છો તો કેવી રીતે બને બે એટલે મુખ્ય પણ રહી શકે એવી છે નહીં ને બે દ્રષ્ટિઓ ખાતે એટલે પૂછે છે ને આપણે બધાને તકલીફ કરે છે આપણે કરે કે આ મિશ્રી જેવું આવું બધું કેમ કહો વ્યવહારને નીચે ભેગો રાખવાનો કેમ કે હાથે રહે હું કાંતિ આનંદજી કયા કરે છે ના હાથે પછી વર્ષો કરવાના ક્યાં રહ્યા બોલો ને ક્યારે રહ્યા કહો મને ચાલો શું કહ્યું એક વ્યૂ પોઈન્ટ હોય પણ દાદા એ તો બે બે વ્યૂ પોઈન્ટથી કહ્યું છે વ્યવહારના વિષયના બંને વ્યૂ પોઈન્ટ જોઈએ તો તમે એક કહ્યું ને એટલે એક હોય તો વર્ષો ગણવાના રહે પછી એવું છે પણ દાદા કે એક પાસો તો બધી પડી જશે ના મને સમજવા માટે કહું શું જેમ છે તેમ શબ્દ આવ્યો ને ના પણ બોલો ને પણ કઈ કઈ પકડવી છે એને કહે છે કે મારે બધામાં શુદ્ધાત્મા જોવાના એવું કે છે પણ તારી શુદ્ધાત્મા દ્રષ્ટિ એનું રાખવું જોઈએ ને આજ્ઞા જે બોલે છે એ પાંચ આજ્ઞાઓમાંથી વાત કરી છે પેકિંગ ખોલીને બધામાં શુદ્ધાત્મા જોયો તો છે ને લખ્યું તમને પ્રેક્ટિસ પાડવા માટે તો તે શું જોયું તો આવું બફાઈ જાય છે ને બધું જે વસ્તુ જેમ છે તેમ બોલ બોલ કરવાનું છે મલ્લિકા સમજે બોલ ને ગાડી છોકરી છે શરીરબેન જરા કરે શીખવાડો ને હે શીખી ગયેલી છે નહીં ના આપડે મહાત્માઓમાંથી કોઈને આવું થાય છે એ બોલો ને હે ટંડનજી એ ના બોલાય ભાઈ એટલે તમે બાજુ રહી ગયા પછી તો તો ના બોલાય એ બોલ્યા ભૂલ કરી કોઈ એટલે જેમ છે તેમ હજુ નથી રહેતું વ્યવહાર દ્રષ્ટિથી વ્યવહારથી વ્યવહારથી બોલો વાંધો નથી પણ વ્યવહાર દ્રષ્ટિ એવું રાખો એ આજ્ઞા છે શું વ્યવહાર દ્રષ્ટિથી હું ટંડન બાબુ છું બોલો શું દાદાની હું વ્યવહાર દ્રષ્ટિથી હું રાધા કૃષ્ણ છું વ્યવહાર દ્રષ્ટિથી હું મલ્લિકા છું પણ નિશ્ચય પછી બીજી આજ્ઞા છે કે નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધ આત્મા છું એટલે એવી રીતે આજ્ઞા રાખવી પડે પછી એ જ પ્રમાણે રહ્યા કરો તમે જુઓ તમે બધી પણ એવું કેમ કરીને રહેવાશે આખો વ્યવહાર આપણો પડ્યો છે એનું શું કરશો બોલો ને પણ એમાં એ વ્યવહાર આખો શુદ્ધિકરણ થઈ શકે છે એમ કે છે અગર તો વ્યવહાર દ્રષ્ટિથી હું રાધાકૃષ્ણ છું એમ રહો તો પછી એ વ્યવહાર દ્રષ્ટિથી હું રાધાકૃષ્ણ છું એમાંય વ્યવહાર શુદ્ધિ થયા કરે છે અને આપણું નિશ્ચય શુદ્ધાત્મા છું એ આપણે અંદર છે તે પાકું થતું જાય છે ભવથી શક્તિ કરતા જે રાખો તમે તો વ્યવસ્થિત શક્તિ જ કરતા છે અને તમે શ્વાસે શ્વાસ જીવવાનું તો છે બધા વ્યવહારમાં નહીં કરવું પડશે અને શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે પણ વ્યવસ્થિત શક્તિ જ કરતા છે એટલે પેલો કર્મણે કર્મ વિકર્મને કહ્યું છે ને એ યોગ બધો આવી ગયો અંદર એક જ રાગે રાખ્યો ગયો તમને કેમ કરીને એટલું રહેશે આ શરીર બધું રહેવા દેશે તમને વ્યવહાર આ વાત છે જો આપણે એકાંતિકમાં કેટલું થઈ જાય છે બધું એકાંતિકમાં તો એક વખત પડ્યું એક શબ્દ લીધો હું અસંગને એનો અસંગનું પછી વાતનું વસેર વતેસર કરી નખાય એવું બધું છે તો સમજાયું ને પરંતુ આ આજ્ઞામપાતની વાત થાય છે પછી વ્યવહાર દ્રષ્ટિથી હું રાધાકૃષ્ણ છું મલ્લિકા છું નયના છું રાખો તમે રાખ્યા પછી અને એની સાથે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે એ એમાં આપણને જો એ રાખો તો તમને હું શુદ્ધાત્મા છું એ રહ્યા કરશે જોડે જોડે અને એટલું વ્યવહાર દર્શન રાખો તે રહેશે એટલું વ્યવહારથી રહી શકશો તમે તો હું શુદ્ધાત્મા છું એ રહી શકશો શુદ્ધાત્મા દ્રષ્ટિથી નહીં સમજાયું ફાઇલોનો સંભાળ નિકાલ મારે કરવાનો છે એવું બોલો ને તો તમે એના કરતા નહીં થાવ જાઓ એ કરતા સ્વરૂપ આવી ગયું શરીરની બધી ક્રિયાઓમાં અને કર્મકૃત યોગમાં આખો વ્યવહાર જે છે એમાં કરતા પણ રહ્યા કરશે ફાઇલનો સંભાળ નિકાલ કરવાનો છે કરવાનો શબ્દ વાપરે તો પણ એમાં કરતું તો હોય જ નહીં તાકો રહી શકો દાદા જય સચિદાનંદ હું શુદ્ધાત્મા છું એનું ખાતું એક જ રાખો પણ કેમ કરી રાખશો તમે ઉપયોગ તો બતાવ્યો રીત બતાવી બધું જ બતાવ્યું છે નહીં સમજાયું પરંતુ આ પાંચ આજ્ઞાઓ અને એનું એકબીજાની ગૂંથણી જેવી સુંદર છે કે એક રાખો એટલે બધું રહે જ એની જોડે પણ એક કેમ કરીને રહી શકશે તમારાથી આ તો અર્જુનને ભાગ જે કઠોરતી આવી હતી દ્રૌપદીને વરવા માટેની એના કરતા કઠિન કસોટી છે તમે એકદમ કહ્યું આ સમજી આનંદજી નહીં સમજ્યા એ કસોટી હજુ સહેલી નીવડશે કારણ કે અર્જુન એવો હતો શરીર સાથે એવો હતો આજનું શરીર કેવું છે બતાવો થતો નથી આપણને પોતાને પોતાનું પ્રમાણમાં લેવું છે દરેક જોઈ લેજો અમે આ કનુભાઈ જોડે રહીને જોયું તાર તો આનું સમજા આ જ્ઞાનમાં આધું સ્થિર થયું એમ કે કેવી રીતે થઈ શકે એ તો સમજાયું અને શરીર જીવતું ઉપકારી છે તો વ્યવહાર તો બધો છે જ વ્યવહાર જીવતાનો જ કહેવાય કે બીજાનો જીવતાનો હે આજે મન નવું જાણવા મળ્યું તમારા પાસેથી જીવતું શરીર એટલે આવી વાત છે નામ બોલો રાજન રાજન વેવા દ્રષ્ટિથી રાજન વાત કરું છું નીચે બેસન બોલો ને બોલો એક પ્રશ્ન પૂછવો હતો ક્યારે લીધું ધ્યાન તમે બે હજાર ની સાલમાં કઈ આગળ સુરત મંદિરે ભલે બોલો દાદા આપણે તમે જે કીધું કે વ્યવહાર જે આપણે લાવ્યા છે એ આપણે પૂરો કરવાનો જ છે બરાબર પછી પૂરો કરવાનો છે એવું નહીં સંભાવે સંભાવે નિકાલ કરવાનો છે પણ દાદા આપણે નાદારી નોંધાવી તો ન ચાલે શું કહે છે નાદારી નોંધાવીએ તો ના કહેતા રહેજો એટલે કે આપણે નાદારી નોંધાવીએ તો ના ચાલે નાદારી નાદારી એટલે એટલે આ વ્યવહારનો આપણે સંભાવે નિકાલ કરવાનો છે એના બદલે કે આપણે નાદારી નોંધાવીએ તો ના ચાલે એટલે આજ્ઞાની નાદારી ના ના સર વ્યવહારની વ્યવહારમાં નાદારી તો પછી આજ્ઞાની નાદારી થઈ ને તો પછી ના ના વ્યવહારની નાદારી દાદા હે વ્યવહારની આ ફાઇલોનો સંભાળ નિકાલ કરવાનો છે એ વ્યવહાર થયો એટલે વ્યવહારની નાદારી કાઢો તો આજ્ઞાની નાદારી ના થઈ કેમ આમ કરો છો ભાઈલા હે બોલો ને એટલે ગમે તેમ કરીને પૂરું કરવાનું એમ ને દાદા બોલવાનું નહીં એ પ્રમાણે રહેવાનું પાળીને એ પ્રમાણે એક આપણું પાળેલું પાલતું હોય છે એને આપણે પાળીએ છીએ તો કેવું તૈયાર થઈ જાય છે પછી રહે છે જ એ પ્રમાણે હવે આટલાથી ના રહેવાય તમારાથી કેવું પાલતું હોય બિલાડી હોય કે કૂતરું હોય કે કઈ હોય ગમે ત્યાં અને પરદેશમાં તો આજે કે જાત જાતને એકય પ્રાણી બાકી નથી જે ના પાડે લો એક પ્રાણી બાકી નથી તમે જોજો દાદા બહુ શક્તિની જરૂર પડે એવું છે દાદા શું કહે છે બહુ શક્તિની જરૂર પડે એવું લાગે છે શક્તિ નથી દાદા શક્તિ માટે પ્રાર્થના કર્યા વગર ક્યાંથી મળે શક્તિ પણ શક્તિ આપણે જ હું શક્તિવાળો કઈ મુશ્કેલી થાય છે શક્તિ હોય તો શક્તિ હોય તો શક્તિ વાળા હું શક્તિ વાળો છું બોલવું ના પડે એવું મંદર સમજે કશું જ ના રહે તો સહેજા સહેજ ખુલ્લી થઈ ગઈ એટલે માતાજીના ગરબા ગયા કરો વધારે જરાક શું કહ્યું માતાજીના ગરબા ગયા માતાજીના ગરબા ગયા પણ ડિસ્કો ગરબા નહીં આવે ડિસ્કો નહીં માતાજીના માતાજી અને રીતસર રાસ લો લો છો કે નથી લેતા હા લઉં છું દાદા પણ મને નથી આવડતું હું કહી દઉં તમને હા મને ગમે છે ખરો બહુ ગમે ઈચ્છું કે હવે આવું આવડતું હોય ને ઘૂમતા હોય કેવું સારું લાગે દાદા મને એટલું બધું નથી આવડતું પણ લઈ લઉં એમ હે એટલું બધું તો નથી આવડતું પણ લઈ લઉં એમ લઈ લો પણ આજે મંદરમાં શીખવાડે તો ઘરે બે શીખી લઈએ અમે તો આવો દાદા દાદા હું આવીશ દાદા હું આવીશ શીખો એમને દાદા એ તો ડિસ્કો કરવાવાળા એટલે ત્રીજો શ્લોક હે નિષ્પાપ અર્જુન આ લોકમાં બે પ્રકારે નિષ્ઠા ભ્રમી સ્થિતિ મેં પહેલા કહેલી છે આ લોકમાં બે પ્રકારની નિષ્ઠા એટલે કે બ્રાહ્મી સ્થિતિ મેં પહેલા કહેલી છે જ્ઞાનીઓની જ્ઞાન યોગ વડે અને કર્મયોગીઓની નિષ્કામ કર્મયોગ વડે હવે સમજાયું આ બંને વસ્તુ કોઈ પણ એકને પારો તો આવી જાય પણ પાંચ એટલે એમાં આવી જ જાય છે બધી પાંચ એટલે એની સમજ લેવાની જરૂર છે શું આપણે પાળવાની એટલે શું કે સમજવાનું એમ કેવો મતલબ છે પણ વ્યવહારથી એમ જ બોલાય કે આજ્ઞા પાળજો શું કારણ કે જ્ઞાની પુરુષ તમારે ઘડી સતત રહ્યા ના કરી શકે ને સમજાય છે વ્યવહાર તો વ્યવહાર જ છે એ વ્યવહાર પર રાખવું જ પડે મારે થોડું વહેલું આવું તો ના ચાલે મારે ખરેખર મને આકાશ રહ્યા કરે ખરું મને તમને ખોટું ના લગાડશો એટલે જ્ઞાનયોગ અને કર્મયોગીઓનો નિષ્કામ કર્મયોગ આ બે કહ્યું છે હવે નિષ્કામ કર્મયોગો માટે દાદા ભગવાને બહુ સુંદર સમજ આપી છે અને અમીર સાહેબનું આ સહજ સ્વાનુભવ સરિતા એવું કંઈક નામ આપીને આવે છે પુસ્તક આપણું એવું કંઈક છે તે પુસ્તક બહાર આવશે ત્યારે બધાને સમજાશે એમાં એમને નિષ્કામ કર્મ દાદાને જ કહેલો દાદાનો શબ્દ બહુ સરસ સમજાવ્યો છે એમને નિષ્કામ કર્મયોગ એ દાદાએ દાદાનો ઓગણીસો છ્યાસીમાં જે મોટો એક્સિડન્ટ થયો હતો પ્રાણ લે એવો એક્સિડન્ટ હતો એ હવે એ એક્સિડન્ટમાં તે અનુભવમાંથી નીકળેલા અને છ્યાસીમાં પછી અઠવાડિયામાં જ ગુરુપૂર્ણિમા જવાનું હતું દેવસારીમાં અઠવાડિયે બધા ટાઈમે નહોતો અને દવાખાનામાં એક જ દાડો રહ્યા એક જ દાડો રહ્યા બીજે દાડે સેવામાં વધારે હતા મંદરભાઈ એટલે એમને તરત જ એમને બોલાવે રહેવાનું કામ હતું અહીંયા આવો આપણે અહીંયા આપણે એ રહેવાનું હોતું હશે દવાખાનામાં મને ઘેર લઈ જાઓ કે છે કોઈક બધા એમને કહે એટલે પછી બીજું હાલે બધું બધું આમ હાલે એટલે પછી દાદા ઘેર પહોંચી જાય સમજ્યું એમને હલાયા નહીં કોઈ દાદા કોઈને હલાવે જ નહીં પણ એમની વ્યવહારની અદભુત કળા છે બધી વ્યવહારની અદભુત કળા શું ગીતા પ્રપ્યા કરે છે હે તો એ પ્રસંગમાં એક્સિડન્ટના પ્રસંગમાં દાદા ઉગાને દર્શનમાં દેખાય અને ખંભા દ્વારા રાવ જે છે એમને વચન એમને ગંગા પૂજન એ યજ્ઞ અને બધું હવન હતું અને બધું હતું અને કે એના પર દાદા મારી બહુ ઈચ્છા છે જરૂર પધારજો આવીશું અમે કહ્યું હતું બસ એટલું જ તમને કહ્યું ને આવ્યો યોગ અને તે વખતે તમને ફોન આવ્યો બપોરે કહેવાય જ આવ્યો સત્સંગ ચાલતો હતો બાબુભાઈ નાવલમાં કે દાદા ભગવાન આપે કહ્યું છે આપ આવો છો ને એટલે સત્સંગ ચાલતો હતો સંધ્યાકાળ જ આવતો થતી હતી બધી અને તે દિવસે બાબુભાઈને ત્યાં પ્રદીપભાઈ ત્યાં એમને ત્યાં એ દિવાળીના ચોપડાનું પૂજન બાકી હતું એટલે તે દિવસ રાખેલું લો યોગાનું યોગ એમના ત્રીજે મારે ઉપર આવ્યો અને એમને ચાલ્યું આવેલું એટલે એનું વધારે મહત્વ હતું એટલે એમને રોકાઈ જવું પડ્યું હતું કારણ કે એમને ઉષાબેનને એ બેસવાનું એવું હોય ને હતું અને બાહુભાઈ નહોતા બેસતા બીજું કોઈ જોડે એટલે બેસવું પડે એ રીતે અને એ મૂકવા જવાના હતા દાદાને એમની ગાડીની જગ્યાએ નવી ફિયાટ લીધી બે ભાઈબંધની અને એર કન્ડિશન એમાં જવાના હતા અને આ એને કોઈ કહું યોગ થયો સાંજે પણ દાદા ભગવાનના જ્ઞાનમાં હતું એમને કોને કે બીજા દિવસ આવીએ ચાલશે કે ના દાદા આજે છે પૂજન આજે એનું પુનરાવતી બધું છે જરૂર સારું થોડા વખત પછી ફરતી પૂછાયું દાદા મારી બહુ દિલની ભાવના છે જરૂર પધારો આવું કહ્યું પછી ત્રીજી વખત દાદા પૂછે નહીં અને એમને કહ્યું તો કહું શું આપણે અત્યારે દેખાઈએ જેવી રીતે દેખાતું હતું એમને ના કારણ કે વર્તમાનતામાં હતા શું કહ્યું વર્તમાનતામાં હોય એને ભવિષ્યના પર્યાય બધા પ્રતિબિંબ પામે અંદર એ જેમ ના પામે પરંતુ એ સામાન્ય ભાવે પ્રતિબિંબ પામે પણ આ આવું કંઈક છે એમાં સમજ્યું અને આ વસ્તુ થઈ એટલે પ્રદીપભાઈ ડ્રાઇવિંગ કરવા જવાના નહોતા અને કહ્યું તું ખોરી કાઢજો પૂરમાં જતા રાવ કરીને એ ચંદ્રકાંતભાઈના આપણા ડ્રાઈવર હતા પણ જયારે એમની બધું સારું હતું સરખી રીતે હતા પછી ઉંમર થઈ એટલે રિટાયર થઈ ગયા હતા અને ત્યાં જ રે પ્રદીપભાઈની બાજુમાં અને એમને કહ્યું દત્તુરાવ કે એમને લાગ્યું કે ચંદ્રકાંતભાઈ ડ્રાઈવર બહુ સરસ છે બધા પ્રમાણે અમે બધા જાણીએ દત્તુરાવને ઉંમર થઈ હતી એને આંખે ઝાંકપ હતી જુઓ સંજોગો અને ઝાંકપ આવ્યું અને દાદા આ વસ્તુ એમને જ્ઞાનમાં હતું જાણતા હતા એમ દત્તુરાવ જોડે ખૂબ પુષ્કળ ફરેલા દાદા ચંદ્રકાંતિ બદલાઈ જાય એટલે પછી બીજો બદલાયો હતો રતન કરીને એમાં આ જોયું લઈ ગયા દાદાને અને ત્યાં ફાટક આવે છે કઠાના લાઈન વાળું વાસદ કઠાણા લાઈન જાય છે બોરસદ થઈને ત્યાં આગળ ફાટક આવે ને ઓરંગીન જાય છે એવું જ પેલું ટેન્કર આવતું હતું એટલે ફાટક આવે એટલે આવતા જતા બે અને આવતું હતું અને અહીંથી ક્રોસ કર્યું એવું પેલું ટેન્કર એકદમ આવ્યું અને ટેન્કર સીધું જ આમ પેલા અને ઝાખપ હશે તેનું જજમેન્ટ બજાર નહીં રહ્યું ધડાક કરતું જોરથી આમ છતાં જઈને થોડું હવે એટલી બધી સ્પીડ તો ના હોય થોડુંક જ ગયું હશે સ્પીડ હશે જ પેલા એને પકડી હશે ને પેલું આવતું હશે એમાં એકદમ જ હેડ ઓન ક્લેશ થઈ લો એકદમ હેડ નહીં પરંતુ એ ડ્રાઈવર સાઈડનો પંખ કમ્પ્લીટલી હેડ ઓન એટલે અડધી ગાડીમાં આવી જાય એ ટાઈપનો અને ત્યાં આગળ આખું નાખું સ્ટીયરિંગ એને બેસી ગયું એ સ્પોટ પર ખલાસ થયો બોલો અને પાછળ બેઠા હતા બધા એ બધાને કંઈક વાઈ ગયું કંઈક આમ તેમ બધું થયું અને દાદાનું એકદમ પાણું ખુલી જવું થયું અને આમ અડધા આમ થઈ ગયેલા અને એમાં ભાગે એટલે સીધી રીતે દાંતે જીભમાં થોડો ભાગી ગયેલો સારી રીતે એટલે થોડુંક બરાબર બોલો પરંતુ કેવું હોય છે જ્ઞાની પુરુષનું એક વર્ષ વસંતભાઈ મળવાનું આખું સિત્યાસીનું તમને બધા એનો લાભ કેવું હોય છે કહો અને આયા પછી આ જુઓ એક સમજવા જેવું છે અહીંયા નિષ્કામ કરવું કર્મયોગ કયો એ જુએ જાણે છે આ બનવાનું આ બનવા કાળાવું છે અને છતાંય એને સામે જાય તેને નિષ્કામ કર્મ કરવું આ સામે જાય એટલે કે દુઃસાહસ કર્યું એમને બોલો અહીંયા આગળ સંજોગોને અર્જુન તને આવી પડ્યું છે તું કાં ગભરાજ કાં નિષ્કામ રહે અને તારું યુદ્ધનું કામ કર્યા કરે છે એટલે એને એ રીતે સમજાવે છે જ્ઞાન યોગ આ છે પણ જ્ઞાન યોગ એને બહુ ભારે પડી જાય છે બહુ સમજાતો નથી એટલે લાંબુ યોગ આખું ચર્ચા ચાલે છે બધી ઉપદેશ થાય છે બેની વચ્ચે બધી સમજ આપે છે એમને એમાં ગુહ્ય તત્વ પણ સમજાવે છે એમ કરતા કરતા બધું થાય છે અને પછી છેવટે એને થાક એને થાક લાગ્યો બોલતો તો છે જ નહીં થઈ ઘણું થઈ ઘણું થઈ ઘણું થઈ ગયું હવે હું આપના શરણે છું અને આપ જ કહો તેમ કરીશ અને એમ કરતા જ અને તત્ક્ષણ એમનાથી શક્તિપાત થાય છે શું થાય છે દ્રષ્ટિ શક્તિપાત થાય છે આ શબ્દનો થઈ ગયો અને એનો તો સ્પર્શમાં તો બધું જ હતું એનું જ્ઞાન વિયોગ કે બધું થયું પણ એવું વિશેષ આ તો આ ક્રમ વિજ્ઞાનમાં બધું આવે આમાં કેમ કરીને આવે એ નરમ કઈ કોને પકડાય સુરેશજી આ વાત છે એટલે એ કે છે નિષ્પાપ હે નિષ્પાપ અર્જુન આ લોકમાં બે પ્રકારે નિષ્ઠા બ્રાહ્મી સ્થિતિ મેં પહેલા કહી તે અને જ્ઞાનીઓના જ્ઞાનભોગ કરે અને કર્મયોગીઓના નિષ્કામ કર્મો કરે આ બે પ્રકારે બ્રાહ્મી નિષ્ઠા હોઈ શકે છે બ્રાહ્મી નિષ્ઠા એટલે બ્રહ્મનિષ્ઠપણે આપણે સ્ટેબલ થઈએ એ રીતે હવે બ્રહ્મનિષ્ઠપણે સ્ટેબલ થવું તે પરોક્ષ છે પરંતુ એ પ્રત્યક્ષતાને પમાડનારું એવું ઊંચી દશા છે એટલે સ્થિતપ્રજ્ઞ દશા કહી ત્યાં આગળ પ્રત્યક્ષતાને પમાડનારી એટલે પરમાત્મા પ્રકાશને પમાડનારી બ્રહ્મની સ્થિતિ કે છે સમજાયું ને બ્રહ્મની સ્થિતિ એવી છે કે બ્રહ્મ સામે બ્રહ્મ લટકા કરે બહુ ઊંચી સ્થિતિ કઈ છે એ ભક્તિયોગની ભક્તિયોગ ફક્ત ભક્તિયોગ નિરાસક્ત અનાસક્ત ભાવ કે હોય ને તો આખો એમાં જરા પણ આસક્તિ આપવી ના જોઈએ બિલકુલ ત્યારે એ દશા થાય છે નરસિંહ મહેતાનું બહુ એમાં આવે છે અને છેલ્લો શ્લોક છે છેલ્લા બે શ્લોકમાં કે મનુ એ ભગવાન બોલે છે ત્રણ શ્લોકમાં પહેલો શ્લોક મેં કહ્યો તે આ જ્ઞાનયોગ અને કર્મયોગ અને નિષ્કામ યોગ બીજો શ્લોક મનુષ્ય કર્મોનો આરંભ ન કરવાથી નિષ્કર્મ ભાવને ભોગવતો નથી કેમ કર્મોના ત્યાગથી જ જ્ઞાન સિદ્ધિને પામતો નથી એટલે જ્ઞાન સિદ્ધિ જ્ઞાન યોગ છે ને પ્રામવું તે એ કહે છે કે કર્મનો આરંભ એટલે આરંભ સંભ્રમ સમારંભ અને આરંભ એટલે સંભ્રમ પછી એટલે મનના લેવલથી ચાલુ થઈ સમારંભ એટલે અંદર સર્વરાટ થાય છે પછી વાણીના લેવલ આવી જાય છે અને પછી દેહના લેવલે આવતા જ એ બધા સ્પંદનો અને વાઇબ્રેશનો એ આખું સમારંભ એટલે એ ક્રિયાના કરવા પ્રમાણે આવે છે એટલે કહ્યું મનુષ્યના કર્મનો આરંભ ન કરવાથી કે છે મનુષ્યનું કહ્યું એ આત્માનું નથી કહ્યું નિષ્કામ ભાવને ભોગવતો નથી તો કે આ હું જે કરું છું તે નિષ્કર્મ નિષ્કર્મ એટલે હું એનો કરનારો નથી એવી રીતે લેવાની છું એવી રીતે જરાક રહે એકાંતિક કહ્યું એને એકાંતિક અથવા તો કર્મનો ત્યાગ જ કરું ના હું નહીં લડું આ શું આ બધું એટલે એને બે સમસ્યા હતી દ્વિધા હતી વિષાદ યોગ હતો મોટો અને એમ કરીને જ્ઞાન સિદ્ધિ કેમ ના પામી શકાય એને પ્રશ્નો હતા બધા તેથી કે બે આ બેમાંથી એકઈ ના પમાય શું કહ્યું કારણ કે બંને એકાંતિક થઈ જાય છે શું કહ્યું હમ એટલે કહ્યું વ્યવહાર દ્રષ્ટિથી અને નિશ્ચય દ્રષ્ટિથી એટલે બે દ્રષ્ટિએ કરીને બે આજ્ઞાઓ અપાય છે અને દ્રષ્ટિએ કરીને નહીં રહેતા આપણી આપણે બીજા બધા વિસ્તારમાં પડી જઈએ છીએ એ તકલીફ થાય છે દ્રષ્ટિ દ્રષ્ટિ તેવી સૃષ્ટિ વ્યવહારની દ્રષ્ટિથી વ્યવહારની સૃષ્ટિ વ્યવહારના પ્રમાણે જ રહ્યા કરે અને નિશ્ચય દ્રષ્ટિથી નિશ્ચયની સૃષ્ટિ આપણી અંતરમાં આપણી આખી જ સુંદર બ્રહ્માંડના માલિક સ્વરૂપની રહ્યા કરે એટલે પરમાત્મા પ્રકાશ પામે કહેવાય છે બોલો કારણ કે વ્યવહારની દ્રષ્ટિથી આખું વ્યવહાર આખો અલગ પડ્યો એ આજ્ઞા છે પણ એ રહી શકે એવી નથી એટલે તમને આ પુરુષાર્થ અને પરાક્રમે થાય બધી જ રીતના એટલે હું આ વ્યવહારનું બધી ક્રિયાઓ એની કરતા નથી શું પરંતુ વ્યવહારની ક્રિયાઓ છે એ બધી ક્રિયાઓ એ વ્યવહાર છે એ બધો વ્યવહાર મારે સંભાળ નિકાલ કરી નાખવાનો છે હું કરતા નથી પણ મારે સંભાળ નિકાલ કરવાનો છે આવી રીતે આપવું પડે છે સમજે આ તો પાછળથી જરા વિગતથી આ પ્રમાણે આપી ત્યાં શબ્દોમાં પડી જાય છે બધા સમજાયું અમને ત્રેસઠમાં ફેબ્રુઆરીમાં તમને લખીને ફેબ્રુઆરીમાં બીજા જ દિવસ એમને તરત જ પૂછ્યું આ ગલ્લા તલ્લા થયા એકદમ તે નીકળે નહીં ને અમને આવી સમજણ પાડી દીધું ટૂંકામાં કારણ કે તે વખતે એટલી જ હતી ચંદ્રકામીન અમારા વખતે એટલે તરત જ સારું લાવો અને દેહનો શૂન્ય ભાગ અનુસાર જાગ્યો ત્યારે દાદા એમનો વ્યવહાર પ્રેમ કનુભાઈ પર ઢોરાયેલો એને કારણે લાવ કાગર નહીં તો એમને શું પડી કોઈ દાડો સહી ઉપાડી નથી પેન નથી ઉપાડી જેમ તેમ અમારે વ્યવહારની સહી કરાવી હોય તો પણ જેમ તેમ થાય પછી એમ બધે શરૂઆતમાં વ્યવસ્થિત થતી હતી પણ પછી ધીમે ધીમે એ થઈ ગઈ લાવો કાગળ તરત જ એ કાગળનું ચબર ખૂટે વખત આપણે ઠેકાણા ના હોય કેવું હોય એ હતું એટલું જ આપ્યું તમે લખી આપ્યું બધું આ જે તમે જોયું છે વ્યવહાર એ તમે આટલું અક્રમ વિજ્ઞાનમાં છપાઈ ગયેલું તમે સાચવી રાખજો એ વસ્તુ તમને અત્યારનું તમારી દશાઓ ખબર પડશે હું તો આપતો પુત્રોને કહીશ સમજજો જે શબ્દથી આપણે સમજવા જઈએ છીએ એને બરોબર સમજજો એમાં તમે ખોરી કાઢજો તમે આખું વિજ્ઞાન ખોરી કાઢજો પરંતુ સમય ચાલ્યા જાય છે શ્વાસ ચાલ્યા જાય છે આ વાત છે આખો પરમાત્મા આપણે હાથમાં આપ્યો છે પહેલો હાથમાં આપી દીધો પરંતુ એ સ્વરૂપ થઈ જવા માટે હવે આજ્ઞાથી તમે જીવ્યા કરો વ્યવહારમાં એટલે આવી રીતે એકાંતિકપણે કોઈ દિવસ ના થાય અને છેલ્લો શ્લોકમાં શું કે છે કેમ કે કોઈ પણ પુરુષ કદી ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર રહેતો નથી કારણ કે દરેક મનુષ્ય પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણો વડે પરવશ થઈને કર્મ કરે છે એટલે અર્જુને આગળ બધા પૂછેલું છે એનો કોન્ટેક્ટ છે એના કોન્ટેક્ટમાં ભગવાન વાંચે છે અને આપણે બહુ કરી કરીને આવેલા છોડ્યા તો સમર્પણ ભાવમાં જ એમને અડધું તો કાઢીને ખાયું શું અને બાકીનું અડધું છે એ પછી જ્ઞાન પ્રયોગમાં બધું ચોખ્ખું કરી આપ્યું સમજાયું ને બીજા પાના પર છે કેટલા રહ્યા હવે હજુ એક બે ત્રણ છે આ તો માર્કિંગ કરેલા તો ના માર્ક કરેલા જ વાંચ્યા જો આજે એ જ ભૂલ કરી હે એ વાત સાચી પણ એ સમજાય નહીં મને અહીં કાપીને ચોંટેડેલા છે સારું આગળનું હે અર્જુન મારે માટે ત્રણેય લોકમાં કંઈ પણ કર્તવ્ય નથી તથા પ્રાપ્ત કરવા યોગ્ય કોઈ પણ વસ્તુ અપ્રાપ્ય નથી તો પણ હું કર્મમાં વર્તું છું આ બોલો આ જ્ઞાની પુરુષનું કહ્યું વ્યવહાર કેવી રીતે છે પોતે સદાય નિશ્ચય સ્વરૂપે કરી હોય કે હું હું બધામાં છું અને ક્યાંય નથી સમજે એમનું પોતાની દશા કરે છે અહીંયા આગળ અહંકારથી મૂઢ બુદ્ધિવાળો પુરુષ સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો વડે કરાતા કર્મોને હું કરનારો છું એમ માને છે માને છે આગળ સારી રીતે આચરણ કરેલા પરધર્મ કરતા ગુણ રહિત પણ પોતાનો ધર્મ વધારે કલ્યાણકારક છે પોતાના ધર્મમાં મરણ કલ્યાણકારક છે પણ પારકો ધર્મ ભય ઉપજાવનારો છે એટલે અહીંયા પોતાનોને પારકો જે સમજાવ્યું છે એટલે કે પ્રાકૃતજન્ય પોતાનો પ્રકૃતિએ કરીને જે સંજોગોના દબાણમાં એમાં આવેલો એને કહેવામાં આવે છે અને એ નહીં સમજીને એ પ્રમાણે ન રહેનારો અને અન્યથા રહેનારો પોતાની રીતે ત્યાં આગળ એ રીતે કહેવાનું એ ધર્મ મરણ કલ્યાણકારક યોગ છે અને બે રીતે કરવું સમજાયું એટલે એમાં આવી રીતે આ પ્રાકૃત જ્ઞાનમાં સાંખ્યા યોગે કરીને આ પ્રમાણે સમજાવેલું છે એટલે પ્રકૃતિ યોગ અને એ પ્રકૃતિ યોગમાં પોતે ના રહેતા જે પ્રકૃતિ યોગનો અત્યારે સંજોગનો અનુસાર છે એમાં બીજી રીતે રહે એવું આપણે જોજો જરા ઊંડા ઉતરીને વિશ્લેષણ કરજો આ બે દ્રષ્ટિની આજ્ઞા વ્યવહારના નિશ્ચય દ્રષ્ટિની આપણામાં કેટલા વાગે કેમ રહ્યો છે આ બધા તો ઝીણા સૂક્ષ્મ પ્રમાણો છે બધા દિવસોનો દિવસ જાય બહુ પ્રમાણો છે બધા આખા દિવસમાં આધ્યાત્મિક ડાયરીના બે વાક્ય લખાયા શાના માટે વાંધો શું છે જાણે કોઈ પાછળ પડ્યું હોય અને આપણે એના જેવી વાત કરીએ છીએ આપણે જયંતિભાઈ ક્યારે આના માટે સમય કાઢશો થોડો તો કાઢો ગાળામાં નહીં કાઢો ભૂલતા નથી કહો તો ખરા કાઢીશ પછી અર્જુન વાચકે છે કે હે કૃષ્ણ તારે આ પુરુષ પરાણે જોડાયો હોય તેમ ન ઈચ્છતો છતાં કોનાથી પ્રેરાયેલું પાપ આચરે છે તો અર્જુન ભગવાન કે છે તે માટે હે અર્જુન તું પહેલા ઇન્દ્રિયોને વશ કરીને આ જ્ઞાન વિજ્ઞાનનો નાશ કરનાર પાપી કામને અવશ્ય બારી નાખ એવું તો કે છે તું પહેલા ઇન્દ્રિયોને વશ કરી એટલે અત્યારે એની ઇન્દ્રિયો વશ નથી એ તકલીફ થઈ ગઈ છે મોટી આપણે ઇન્દ્રિયો કહીએ છીએ શું સહયોગો શું બધું બોલી નાખીએ છીએ પણ એનું વિશ્લેષણ ક્યાં છે એનાલિસિસ ક્યાં છે બતાવો મને કોઈએ એ હશે લખ્યો કયું લખ્યા આપ્યું તો પોતે પોતાએ કરીને બ્રહ્મમુહૂર્તનો જાગો કરો તો ખરા બે વાક્યો જ લખો એક વાક્ય એક શબ્દ લખો અક્રમ વિજ્ઞાન તમારી રાહ જોઈ રહ્યું છે શાહ સાહેબ તો ગયા બિચારા બૂમમાં પાડી પાડીને ગયા દાદા ભગવાને કેટલું બધું કહ્યું હતું અને બધા આપણે મહાત્માઓ વડીલો આપતા પુત્રો અમે તો બહુ સ્પષ્ટ રીતે જાણીએ છીએ આ વાત બહુ સ્પષ્ટ રીતે અક્રમ વિજ્ઞાનની શરૂઆત બોધી થઈ હતી ત્યારથી વાત કરીએ છીએ બહુ સમજો આના કારણથી શું થશે લઘુતા બહુ સુંદર આવતી જશે અને તમારું અંદરનો પ્રકાશ બધો અનાવરિત થતો બધો સુંદર કામ કરતો જશે અને તમે કશું નહીં કરતા હો સતત તમારે બધું બનતું રહેતું હશે જોજો આ કૃષ્ણ ભગવાન શ્લોકમાં કહ્યું ને શરીરથી ઇન્દ્રિયોને શ્રેષ્ઠ કહે છે અને ઇન્દ્રિયોથી મન શ્રેષ્ઠ છે અને મનથી બુદ્ધિ શ્રેષ્ઠ છે અને જે બુદ્ધિથી પણ અત્યંત પર છે તે આત્મા છે હવે શાસ્ત્રોમાં પણ આનું પ્રમાણ અને વર્ણનો છે શંકરાચાર્યનું એમાં પણ એ ભાષ્ય કહેવાય છે એમાં પણ એનું મુખ્ય આ છે હું આ નથી આ નથી આ નથી આ નથી આ તે શરીરના બધા વિશ્લેષણમાં જ કે છે એ તો શિવોહમ શિવોહમ શિવોહમ શિવોહમ કે છે સમજ્યું એટલે આ વ્યવહાર કેવળ ભિન્ન હું શુદ્ધાત્મા છું એ દાદો ભગત કૃપાએ કરીને આજે છે એ કૃપા અહીંયા હતી કૃપા અહીં આજે છે પણ કૃપામાં ફેર પડ્યો એટલો જ બીજું કંઈ નથી અહીંયા જવાબ પહેલો આપી દીધો જે જવાબ માટે આખી ગીતા છે આખી ગીતા છે એના માટે અને એના માટે તો કેટલા કેટલા વિશ્લેષણો છે અમુક ગીતાની ટીકાઓ તો આટલા જાડા છે આટલી જાડી જાત જાતની છે આ પાતળાથી માંડીને જાડી બધી જ છે બહુ શું કહેતા હતા શું ઘણા બધા છે બધા બધા અને ખોટું નથી એ બુદ્ધિના યોગને બને નહીં તો કારણ કે વિશાળ છે બધાને વિશાળતા જેને જે મળ્યું તે મળી ગયું સમજાયું આજે બંગાળમાં મીઠાઈઓ થાય છે એક જ આઈટમની બધી મીઠાઈઓ ઘણી ઘણી જુદી થાય છે કે ના થાય એના જેવું છે તો એટલે બધાને પોતપોતાના એના પ્રમાણે કામો તો લાગે જ ને પછી છેલ્લો શ્લોક એ મહાબાહો તે પ્રમાણે બુદ્ધિથી શ્રેષ્ઠ એ આત્માને જાણીને અને બુદ્ધિ વડે મનને વશ કરીને એ દુર્જય કામનારૂપ શત્રુને બારી નાખ અર્જુનને કહે છે શું કહે છે અને આપણે અહીંયા બુદ્ધિને કેવી રીતે સમજવાનું કે આજ્ઞાધર્મ સમજથી અને એ પ્રમાણે વ્યવહારમાં રહેવાથી એમાંથી જે સમજણ પડતી હોય એ સમજથી આપણે એ બુદ્ધિ એ મન મનને વશ કરવાની જ છે નહીં એટલે ઓટોમેટિક એટલી સમ્યકતા આવી આપણા પ્રકાશમાં કારણ કે પ્રજ્ઞા પ્રકાશ છે જોડે જોડે બુદ્ધિનો પ્રકાશ કામ કર્યા કરે છે પરંતુ પ્રજ્ઞા પ્રકાશ એ દિવ્ય છે અને બુદ્ધિનો પ્રકાશ ઝાંખો છે એના જેવી વાત થઈ ગઈ આ એના જેવી વાત થઈ સમજાયું અને ગીતાજીમાં એનું દ્રષ્ટાંત એવું આપ્યું છે કે મોટું સરોવર છે એ સરોવર અને નાનામાંથી પછી મોટું થયું એ નાનામાં આટલો મોટો ભેદ છે એમ કહેવા માંગે છે પેલું મોટું નાનું થાય કે નાનું મોટું ના થઈ શકે પછી આવી રીતે આપે છે એટલે આ આખું સાધનથી સાધ્ય પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ અને એ બધું બતાવે છે અને પરિસ્થિતિ સંજોગ અનુસાર જે ઉદય પ્રમાણ છે ઉદય પ્રમાણમાં ઉદય પ્રમાણ કેવી રીતે રહેવું એનું આખું બધું કેન્દ્ર છે ત્યાં હવે સાડા બાર વાગ્યા દસથી બાર હતું અડધો કલાક મોડું થયું અડધો કલાક લેટે અમે આવ્યા હતા ને પણ બિહારી આનંદ જે બહુ સુંદર લાભ આપેલો તો હવે શું કરીશું હે તો બોલો જય સચ્ચિદાનંદ નમો વિતરાગાય નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો આયર્યા નમો વજ્રાયાણમ નમો વજ્રાયાણ નમો લોહે સર્વ સાવડ નમો લોહે સર્વ સાવસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સર્વ પાવપણાસણો સર્વ પાવપણાસણો મંગલાણમ ચ સવેસીમ મંગલાણમ ચ સવેસીમ પરમમ હવૈ મંગલમ પરમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ એટલે લઘુનંદન છે લઘુનંદન ઉભા થઈ જાઓ સરીબેન તમારી જોડે જ છે પાછળ જુઓ ત્યાં આ લઘુનંદન છે રામ જરૂ રા તો અંધેરીમાં રામ જરૂર કે છે રામ જરૂર કે છે કે નહીં બહુ સરસ મકાની છે ત્યાં આગળ રહે છે સંધ્યાબેન શું કહ્યું સંધ્યાબેન શાહ મહેતા નહીં સારું શાહ તો એમને જ્ઞાનપંચીનું પદ મોકલ્યું છે એક જલ્દી બોલી જાઉં જલ્દી જલ્દી ત્યારે બધા એલાવ કરશો આજ દિવાળી દાદા દીવો પ્રગટાવો ચરણ કમરે દવરાવો દિવ્ય ઉત્સવ અનુપમ બધાવો નિજ સ્વરૂપ દીપાવો રે જ્ઞાન પંચમ દીવા પ્રગટાવો રે આજ દાદાજી દિવ્ય દર્શન દેજો અક્રમ વિજ્ઞાન પ્રકાશ દે અનંત કાળે ચરણ શરણ પામ્યો દ્રવ્ય આવરણ નિવારો રે આજ્ઞા પંચમ દીવો પ્રગટાવો આવું સરસ બહુ લખ્યું છે એમને જ્ઞાનાવરણ બાળો ત્રિવિધતા ભણાવો શુદ્ધાત્મ ભાન કરાવો રે વ્યવહાર દ્રષ્ટિએ નામધારી ઓમ પરમેશથી બનાવો રે પ્રથમ કેવળ જ્ઞાન દીવો પ્રગટાવો રે દર્શનાવરણ બાળો વગેરે વગેરે છે હા બહુ સારું પદ લખ્યું તમે ચાલો હાલકો ચાલો જય સચ્ચિદાનંદ આજના દિવસના નિમંત્રકો નીચે મુજબ છે જગદીશભાઈ પી શાહ પરિવાર સરુબેન શાહ મુંબઈ રમેશભાઈ પંડ્યા પરિવાર નટુભાઈ બજરિયા પરિવાર ગીતાબેન પ્રકાશભાઈ અરવિંદભાઈ ગાલા મુંબઈ શકુંતલાબેન આઈ પટેલ બરોડા આવતીકાલની રેગ્યુલર પ્રાતઃવિધિ મહાત્મા ચંદુભાઈ પટેલને ત્યાં સવારના સાડા છ વાગે ચૌદ ડી વિભાગ આઠ સરદારનગર ખાતે રહેશે પરમ દિવસે બેસતા વર્ષે દાદાજીનો સત્સંગ અને આશીર્વચન દસથી બાર આ જગ્યાએ રહેશે બીજું હવે જરા જવા માટે દાદાજીને આપણે પાલખીમાં લઈ જઈએ છીએ મહાત્માઓ જરા શાંતિથી સાંભળજો તો પાલખી ઉચકવાનો લાભ કેવળ યુથ લોકો જ લેશે ભાઈઓ અને બહેનોને ખાસ વિનંતી પોતાની જગ્યાએ જ બેસીને બહુ ધીરેથી અમે લઈ જશું દરેકને દાદાજી દ્રષ્ટિથી દર્શન આપશે કોઈ પોતાની જગ્યા છોડીને ઊભા ન થાય બહેનો ખાસ ફૂલ માળા મુગટ કશું જ ન કરો આજે કેવળ દાદાના દ્રષ્ટિનો જ લાભ લો અને વડોદરા અને બહારગામથી જે પણ યુથ આવેલું છે એ અક્ષયે પ્લાનિંગ કર્યું છે એ લોકો જ ધીરે ધીરે લઈ જશે અને આપણે બધા જ કોઓપરેટ થઈએ અને પોતાની જગ્યાએ બેસીને દાદાજીના સુંદર દર્શનનો લાભ લઈ શકીએ એવી ખાસ મહાત્માઓને વિનંતી પછી તો તો જે બને તે જોઈશું <laughs> હવે જુઓ એક આ અમને જીનલ કોણ છે જીનલ પૂરા ધોરણ ખબર નથી કોણ છે નાની છોકરી વડોદરાની વડોદરાની છે એ શું કહે છે કે છે કે દાદા ઉગરના સિંહ જે જયકારો ચૌદ વર્ષની છે આવીએ આ છોકરી એ બધા અમે ઉભી બધાને દેખાડ બસ અહીંયા આગળ આની ઉપર શું ભણે છે નવમામાં ભણે છે જીવનાર હવે એ શું કે છે કે દાદાજી જીનલના જય સચ્ચિદાનંદ દાદાજી હું મારા મમ્મી પપ્પા થકી તમારા સત્સંગમાં આવું છું મારા મમ્મી પપ્પા જે સુખ પામ્યા તે સુખ મારે પણ લેવું છે મારી ઉંમર ચૌદ વર્ષ છે દાદાજી મને જ્ઞાન લેવાની તીવ્ર ઈચ્છા છે મને જ્ઞાન લેવાની અનુમતિ આપશો એવું એને લખ્યું છે સરીબેન શું કરીશું અપાય ને છોકરી ના અપાય હમ કારણ કે આજે ઓગણી વર્ષનો છોકરો હોય એટલું કહેવાય એને એટલે સત્તરની પાસ તો નીકળી ગઈ છોકરીઓ માટે હા છોકરીઓ માટે અને છોકરાઓ તેવી ચોવીસ વર્ષના થાય ત્યારે અઢાર વર્ષની ત્રેવીસ વર્ષના અઢાર વર્ષની છોકરી જેટલું એને થાય એમ શું કરે પણ બિચારાની છોકરીઓનો ભાગ જીવન કેમનું જીવવાનું એને બહુ કઠિનાઈઓ આવે ને એને એને વહેલું જીવવું સમજવું પડે છે પિતા એવું કેમ છે એવું છે તરુબેન એવું છે હે આ તો દાદા ભગવાને સમજાવ્યું છે એટલે તને આપીશું જાગ ધ્યાન મને આ કાગળ પર તમારા સિગ્નેચર જોઈએ બાકી છે બાકી છે જરા જે ભાઈઓ રસોડામાં છે પીરસવામાં ભાઈઓ બહેનો જરા રસોડો પહોંચી જજો આજે જયારે અમુક બહારથી જે આવા વાળો સ્ટાફ આવી શક્યો નથી એટલે વડોદરાના મહાત્માઓ અને પ્રસાદી માટે બારગામના મહાત્માઓ પહેલા જશે ત્યારબાદ વડોદરાના મહાત્માઓ પ્રસાદીનો લાભ લેશે તારીખ કઈ છે બોલો જલ્દી આપણે વડોદરાનું